બેસે તો હૃદયમાં ક્યારે બેસે ગાયનો પરિચય થશે એમ તો ગાય બેસે અત્યારે ગાયનો પરિચય ભૂલી ગયો છે સમાજ હંમેશા એક ઉદાહરણ આપતો હું એક રેલવે સ્ટેશનની બહાર ચાયની હોટલ હતી હોટલની બહાર એવા ટેબલો મૂકેલી એના ઉપર વર્તમાન પેપર જે છાપા આવે એ મૂકેલા એને ડબ્બા ઉપર પથ્થરના ટુકડા મૂકેલા એ પેપર ઉડી ન જાય એટલે અને વર્ષોથી લોકો આવે એ ચા પીવે પેપર વાંચે અને પથ્થરને એમ મૂકે પથ્થર અડી અડીને પથ્થર મેલા થઈ ગયા હતા પણ એક દિવસની ઘટના ઘટે છે એક દિવસ એક વ્યક્તિ આવે છે પથ્થર ઉપર નજર જાય છે અને હોટલના માલિકને એમ કહે છે કે પથ્થરનો ટુકડો મને આપી દે હું તને પચાસ હજાર રૂપિયા આપું એમ હોટલના માલિકને તમને ઝટકો લાગ્યો આ તો વર્ષોથી અહીંયા ઠેબા ખાય છે અહીંયા રાત દિવસ અહીંયા પડ્યો છે પચાસ હજાર છે ને આપણે રહેવા દે નહીં કે પથ્થર પેપર ડબાઓ કામ આવશે ત્યારે એવું વ્યક્તિ કહે છે હું તને લાખ રૂપિયા આપી દઉં તું પથ્થર ટુકડો આપી દે ત્યારે હોટલવાળાને થયું કે હાલો હું આપી દઉં પણ પેલી જાણી તો લઉં છું લાખ રૂપિયા છે ને આપે છે એને કીધું હું તને આપું કે પણ તું મને લાખ રૂપિયા શેના આપે છે એ કે ત્યારે એને કીધું કે આ પથ્થર નથી એમ આ સાચો હીરો છે આ હીરાનો ટુકડો છે તો હીરો તો એ તો વર્ષોથી હતો પણ લોકો અનેક લોકો આવ્યા પણ એને સમજી ન શક્યા કારણ કે એને પારખું નતા તો આવું જ કંઈક ગાય સાથે થયું છે ગાય હજારો વર્ષોથી હીરો છે હજારો વર્ષથી એ સોનું છે હજારો વર્ષથી દિવ્ય વસ્તુ છે પણ એને સમાજના લોકોની સંખ્યા ઘટી એટલે એ ઠેબા ખાય છે એ ગલી ગલી ભટકે છે એ એંઠવાડા ખાય છે એ દંડા ખાય છે એ કતલખાને કપાય છે છતાં આપણે એને પાછી માં કહીએ એવું છે ને કે આમાંથી કાંઈ સારું છે એમ આપણામાંથી કોઈ એવું છે કે ગાય પ્લાસ્ટિક ખાય ગલી ગલી ભટકે ગાય કતલખાને કપાય એમાં હું રાજી છું એવું કોઈ છે આખા સમાજને પૂછજો એમ કોઈ રાજી નથી એમ આખા સમાજને તમે પૂછજો હું તો આમ કંઈક પાંચ હજાર પચીસ હજાર લોકો બેઠા હોય અને અમે ઘણાને પ્રશ્ન કર્યા એમાંથી એક પણ લોકો હાથ ઉપર નથી કર્યા તો સમાજને કેને ઈચ્છા નથી પણ વાસ્તવિકતા તો એ જ છે કે ગાય ગલી ગલી ફટકે છે એઠવાળા ખાય છે પ્લાસ્ટિક ખાય છે અને કતલખાને કપાય છે ભારતમાં આજે છત્રીસ હજાર કતલખાના છે જે સરકારના ડોજી સ્ટોપરે રજીસ્ટ્રેશન છે એમ ચોવીસ કલાક ધમધમે છે બાકી તો ખૂણે ખાંચે કેટલી કપાતી હશે તો ભગવાન જાણે તો કેને ઈચ્છા નથી કોઈ રાજી નથી છતાં આ થાય છે તો એનું કારણ કે આપણે ગાય પ્રત્યેનો જે નિષ્ઠા પ્રેમ ગાયની જે સમજણ ગાયનું જે વિજ્ઞાન આપણે જાણતા નથી એની ઉપયોગીતા નથી ત્યારે માણસ સ્વાર્થી છે જ્યાં સુધી એની ઉપયોગીતા નહીં હોય મા બાપની ઉપયોગીતા ઘટી જાય તો એને બુઢાશ્રમમાં મૂકી આવે આવો સ્વાર્થી સમાજ બન્યો છે તો ગાયની ઉપયોગીતા ગાયનું વિજ્ઞાન જ્યાં સુધી નહીં સમજાય ગાય ઘરે ઊભી હોય તો એનો શું લાભ છે ગાય શ્વાસ છોડે છે તો શું લાભ છે એ ગોબરનો કેટલો ફાયદો છે તો એ થોડુંક સમજવાનો આજે થોડોક પ્રયત્ન કરશું આરોગ્ય માટે કેટલી ઉપયોગી છે ગાય કાંઈ સમજવી એ સહેલી નથી એમ આખી જિંદગી કદાચ ગાયને સમજીએ ને કોઈ સમજી શકાય એવી ચીજ નથી એમ એમાંથી રોજ નવું કાંઈ નીકળે એમ તો ગાય એ દરિયો છે મહાસાગર છે એટલે જ આપણા બધા જ શાસ્ત્રમાં એને સ્થાન છે એટલે તો જગતજનને કીધું છે એમ પણ આપણા માટે તો સાવ કોણ થઈ ગયું એમ ભારતમાં એક પણ પરિવાર એવો નતો કે જેમના આંગણમાં ગાય નથી એક પણ પરિવાર એ કદાચ એમની પાસે રહેવા મકાન નહોતું એમ થી કરી અને હજારોની સંખ્યા લાખોની સંખ્યામાં ગાયો હતી એમ તો આજે કેટલા પરિવારમાં ગાયો હશે કોઈ ગાય ક્યાં ગઈ ભારતમાં જ્યારે ગાય વેચવાનું શરૂ થયું એટલે ગાય કતલખાને જવાનું ચાલુ થયું ભારતમાં ગાય ક્યારે વેચાતી જ નહીં ગાય ના દાન થતા રામ ભગવાનના લગ્ન હતા એના દશરથે એક લાખ ગાયો ના દાન કર્યા હતા એમ આપણી દીકરીના લગ્ન થતા ત્યારે આપણે પણ દીકરીને દાય ધામે નહીં આપતા દાનમાં આપતા એ શું કામ આપતા એ ખબર છે આજે આપો છો ભાઈ આપતા શું કામ એમને આપી દેતા આપણા બે પાંચ વધારે કાપી દો નહીં એના પાછળ લોજિક હતું એમ ટૂંકમાં કહી સમય સમયની પ્રાબંધીના કારણે એ આપવાનું એક મહત્વ હતું દાન એટલે કોઈ ભૂદેવ ઉપર રાજી થતા દાન આપી દેતા કોઈ રાજા એ કોઈનું સારું કરી દે એને પાંચ પચીસ ગાયો દાન આપી દેતા એટલે દાન ન જ અપાતું એમ કારણ કે બધા જ પરિવાર પાસે ગાય હતી તો ગાય ખરીદે કોણ જરૂર નથી તો દાન થતા એમ અને જેમની પાસે વધારે ગાયો હોય હનુમાન કહેવાતા ગણપતિ વાળા કહેવાતા આજે તો જ્યાં ગાયો છે એમાં દીકરી દેવી નથી મારી ગાય તો દીકરી દોર નહીં કરે વાસણ તો નહીં કરે એ કે ઘણી જગ્યાએ જાય ને તો સાસુ છે ત્યાં સુધી કે ગાય છે તો તમે સાસુ નહીં થાવ આવા પરિવારમાં જવાબ મળે સાસુ છે તો હું જ ગાય છે અમે નહીં ડોઈ તો ગાય દીકરીને દાનમાં દેતા ને આપણે ગીત ગાય બેનો આજે ગીત ગાય પેલે પેલે મંગળીએ ગાયોના દાન દેવાય ભગવાન જાણે આજે શું શું દો તમે ગાય એટલા માટે દેતા કે અઢાર અઢાર વર્ષ સુધી લાડ કોલમાં દીકરી તમારા ઘરે ઉછેરી હોય એ ભાઈના માતા પિતાના પરિવારના પ્રેમમાં એટલા લાટકોલમાં ઉતરી હોય અને એક જ ઝાટકે એ દીકરીને પરિવારનો ત્યાગ કરવો પડે સાસરીએ જાય ત્યારે ફોન તો હતા નહીં સાસરીએ દૂર દૂર હોય હવે હું જઈને કદાચ કોઈના સાસરીએ પક્ષાઈને મા બાપના પોતાના મેના ડે તો એ સહન કરી લે એમ પણ એના મા બાપના ભાઈના જ્યારે મેના ડે ત્યારે દીકરી સહન ન થાય તો એની જે વ્યથા છે એ ક્યાં રજૂ કરે તો એને ગાય સાથે આપી હોય એનો પોતાનો ભાવ હોય એટલે સાંજે ગાય પાસે જાય ને હાથ ફરાવે અને પોતાની જે વ્યથા છે પોતાનું જે દુઃખ છે એ ગાય પાસે વ્યક્ત કરે એનું મન છે એકદમ પ્રફુલ્લિત થઈ જાય પાછી કામે લાગી જાય એટલે ક્યારેક ઝઘડો નતો થતો ક્યારેક છૂટાછેડા નતા થતા ક્યારેક વાદ વિવાદ નતો થતો અને જ્યારે ગાય આપતા ત્યારે સંસ્કાર પણ આપતા કે સામે શાસ્ત્ર ગમે એવું હોય હું હવે એની દીકરી થઈને રહેજે કોઈ દિવસ બંને પરિવારને લાંછન ન લાગે એમ કારણ કે સાત્વિક ઉર્જા છે ગાય સાત્વિક આપે ને ત્યારે એને સાત્વિક વિચાર આપતા એમ કે આખી જિંદગી જેવું છે નબરું સબરું હવે તારું જ ઘર છે એમ તો જિંદગીમાં ક્યારે તું પાછી ના આવતી અને સુખ દુઃખ સહન કરીને પણ બંને પરિવારનું નામ ક્યારે બગાડતી નહીં આ સંસ્કાર આપતા એક કારણ નહીં હતું અને બીજું એક કારણ એ દીકરી જ્યારે સાસરીયામાં જાય અને કદાચ ત્યાં દૂધનું ઓછું વધતું હોય ને એને સારા દિવસો રહે ત્યારે એને પૌષ્ટિક આહાર આપવાનો હોય એટલે વડીલ બહેનોને ખબર હશે જ્યારે સારા દિવસો રહેતા ત્યારે ખૂબ પૌષ્ટિક ખવડાવતા એમ ને લાપસી બનાવીને ખવડાવી અને કાંટલું ખવડાવતા એને શીરો ખવડાવતા ગરપાપડી ખવડાવતા માખણ ઘી એટલું કેટલું હોય ખવડાવતા એમ એટલે ભારતીય જન્મે એ કુપોષણનો ભોગ ન બને એમ એટલા માટે એ દીકરીને ગાય દાનમાં આપતા આજે થયું એવું એમ ગાય તો નીકળી ગઈ હવે ટીવી ફ્રીજ ઓવન પંખા સોનો શું આપણે દાનમાં આપીએ અને દીકરીને સાસરીએ મૂકીએ પછી હું અહીંયા તકલીફ પડે ને દીકરી ફોન કરે મેં તો કેટલાક કિસ્સામાં સમાધાનમાં ગયો એટલે ખબર છે એટલે દીકરી ફોન કરે માં મને મારી સાસુ આમ કીધું તો એની માનો જવાબ એવો હોય કે પુરાવર જવાબ દેતી આવે પાછા ન રહી જાય કે નહીં તો અંદર સાસુ દબાવશે પછી વધારે તકલીફ થાય પાછો ફોન કરે તો એમ કે કાંઈ વાંધો નહીં ઘરે હાલી આવે એટલે પરિવારો તૂટી રહ્યા છે વિખાઈ રહ્યા છે કારણ કે ગાય હટી ગયું જ્યાં જ્યાં ગયું જીવનમાં ગાય હટી છે એમાં સમસ્યાઓ થઈ છે ખૂબ સમસ્યા છે કોઈ પણ તમે વસ્તુનો અત્યારે કહો કે આ સમસ્યા છે એના મૂળ સુધી પહોંચશું ને તો જીવનમાંથી ગાય હટી ગઈ એટલે બધી સમસ્યાઓ છે તો ગાયને દાન થાય ગાય વેચાય નહીં એ જ રીતે દૂધ વેચાતું નહીં કારણ કે બધા પરિવાર પાસે ગાય હતી તો દૂધ કોણ લે એટલે ભરપૂર માત્રામાં ગાયનું ઘી દૂધ માખણ પરિવારમાં ખાતા હતા દૂધ એ અમૃત છે પણ સમય જતા ડેરીઓને બાકીને આવ્યું ને આપણે દૂધનો વ્યવસાય શરૂ કર્યો અમૃત કોઈથી વેચાય નહીં અમૃત શું કરે અમૃતને અમૃત વેચાય ને પીવાય જીવન છે એટલે દૂધ ક્યારે વેચાતું નહીં દૂધ પીવાય આખા ઘરમાં પીવાય ઘી દૂધ માખણ ભરપૂર માત્રામાં ખવાય એટલે ભારતમાં ક્યારે દૂધ વેચતા નહીં ભરપૂર માત્રામાં ઘી દૂધ માખણનો ઉપયોગ હતો પછી જે બચતું હતું એનું ઘી બનાવતા અને ઘી દુનિયાના દેશોમાં ભારતનું ઘી જતું હતું અને એના બદલામાં ત્યાંથી સોનું હીરા માણેક ઝવેરાતો આવતા હતા એટલે ભારતમાં સોને કી ચીડિયા એવા તો દેશ હતો ઘી દૂધની નદી વહેતી હતી નદી વહેતી હતી એટલે આમ પાણીની નદી એમ નથી વહેતી પણ જે પરિવારમાં જાય એમાં રેલમ છેલમ હતી એમ હું આમ દૂધ ઘી માખણ આમ રેલમ છેલમ એમ જાઓ એટલે આમ દૂધના કટોરા પીરા હોય છે હું ભોજન કરીએ એટલે ખીચડીમાંથી આમ ધારું ઘીની થતી હોય રોટલામાંથી માખણની રેલમ છલમ એટલે ઘી દૂધની નદી એટલે હતી કે કોઈ પણ પરિવારમાં જાઉં હા ભરપૂર માત્રામાં ઘી દૂધ માખણનો ઉપયોગ થતો એટલે રેલમ છલમ હતી એમ નદીઓ વહેતી હતી એમ એને બધાને ભેગું કરે તો નદી જ હોય ને એમ આજે તો આપણે પરિવારમાં કેટલા ખાતો ખાતા હશું ભગવાન જાણે શું ખાતા હશું એ ખબર નથી ઘણા ગામડામાં ગાય રાખે ને તો એ દૂધ ડેરી ભરાવી દે પછી આપણે જઈએ ને મહેમાન તરીકે તો છોકરાને દે પચીસ પચાસ રૂપિયા જતા પાઉન્ટ લઈ આવતા એ આપણે કેવું પડે અમે ઝેર નથી પીતા તો ગાયની જે ઉપયોગીતા એટલે કહેવાનો મતલબ કે ગાયનું દૂધ એ અમૃત છે એમ શાસ્ત્રમાં અમૃત કીધું છે પૂર્ણ આહાર છે એમ તો પૈસો કમાવો શું કીધું એમ શાસ્ત્રમાં લક્ષ્મી ગોબરમાં એમ કીધું કે દૂધમાં એમ કીધું છે ગોમય વસ્તે લક્ષ્મી તો ગોબરમાં કીધું છે શાસ્ત્રમાં આપણે શોધીએ છીએ કે દૂધમાં દૂધમાં એટલે દુઃખી છે જો ભારત જો ગોબરમાં લક્ષ્મી શોધતા શીખી ગયો તો પહેલે ગોબરમાં જ દર્શન કર્યા હતા ત્યારે સુખી હતા પણ વચ્ચેનો સમય ભૂલાવી દીધો આપણે ગોબરમાં લક્ષ્મી છે આજે ગોબરમાં કેવી લક્ષ્મી છે એનું પણ આપણે થોડું ચિંતન કરશું તો ગાયને સમજવાનો તો આપણે પ્રારંભ કરીએ મેં તો બે ત્રણ મોટા ઉપર ઉદાહરણ લીધા ગાયને ભૂલ્યા છે પણ ગાયને આપણે મહા સુકામ કહીએ છીએ બેચાર એવા વિશેષ દુનિયામાં એવા લગભગ પાંચ હજારથી વધારે એવા પ્રાણીઓ છે કે જેને સ્તન છે જે દૂધ આપે છે એ ગાય નથી એમ ગાય શું કેમ વિશેષ એમાં શું વિશેષતા છે એની બે ચાર બે પાંચ વિશેષતા બાકી ઘણી બધી છે પણ બે પાંચ વિશેષતાઓ એમ કે ખેતી માટે ગાયનું ગોબર શું કામ એમ દુનિયામાં પંચ મહાભૂતથી બનેલી કોઈ પણ વસ્તુ છે એ જ્યારે માટી બને એના પહેલાં જ્યારે એમાં સુગંધ આવે ત્યારે એક ધરતીનું ખાતર છે પછી બધા જ ખાતરમાં દેશી ગાયનું ખાતર શું કામ મહત્વનું છે તો ગાયની જે કુદરતે એને માં કીધી છે એમાં રોમે રોમે ભગવાનને વાસ કીધો છે તો એટલા ગુણો છે એમાં તો શું છે તો એક તો એની ઉપર બધા લોકો આપણે જાણીએ છીએ બંપ છે કુંદ છે કુંદમાં સૂર્ય કેતી નામની નારી છે દીકરીઓ આગળ આવી જાય અહીંયા તો ગાયના બંપમાં સૂર્ય કેતુ નામની નારી છે જે સૂર્ય ના જે કિરણો છે બ્રહ્માંડની જે શક્તિ છે એને કેચઅપ કરવાનું કામ એના જે તત્વ છે એની જે શક્તિ છે દિવ્ય ગુણો છે તો એને લઈ અને દૂધ દ્વારા ગોબર દ્વારા એ ગૌમૂત્ર દ્વારા આપણે પ્રદાન કરે છે એટલે ગાયને સૂર્યપુત્રી કીધું છે શાસ્ત્રમાં કે સૂર્યની ગેરહાજરી હોય એમ વાદળછાણું વાતાવરણ હોય આખો મહિનો કંઈક વાદળું વાદળું હોય તો સૂર્યના કિરણો મળે નહીં તો સૂર્યની ગેરહાજરીમાં જો ગાયનું દૂધ પીએ તો સૂર્યની ઉર્જા પ્રાપ્ત થાય સૂર્યપુત્રી કીધું છે બીજું એની વિશેષતા છે કે ભૂલથી પણ નેગેટિવ ઉર્જાવાળું અથવા ઝેર એ ગાયને ખવડાવવામાં આવે અથવા ખાઈ જાય તો ગાય છે ને એની પદ્ધતિ હોય છે એ ચારો નાખી એટલે ખાય પહેલાં પછી બેસીને વાગો રહે વાઘોર એમાંથી જે નેગેટિવ ઉર્જા હોય છે એમાંથી જે ઝેર હોય છે એમાં જે વિષ હોય છે એમાંથી છૂટું પડે અને એ પોતાનું જે ગર ગરદન છે ડોક છે ડોકથી ઉપરના ભાગમાં એ ઝેર ધારણ કરવાની શક્તિ જેમ શંકરને ડોકમાં શક્તિ છે એમ ગાયને ગરદનથી ઉપરના ભાગમાં ઝેર સ્ટોરેજની ક્ષમતા એ કુદરતે આપી છે એટલે એનું જે ઝેર છે એની નેગેટિવ ઉર્જા છે એ દૂધમાં ગોબરમાં ગૌમૂત્રમાં એ નથી આવતી એટલે ગાયનું ગોબર છે એ પવિત્ર છે એટલે ગાયનું ગૌમૂત્ર પવિત્ર છે નેગેટિવ ઉર્જા નેગેટિવ તત્વ એ પોતે ધારણ કરે છે આપણે અમૃત સમૂહ દૂધ આપે છે પછી એક બીજી વિશેષતા છે એ ખાધા પછી વાઘોરે પછી પાછું એ ઓજરીમાં જાય તો બાકીની જે ઓજરી છે એના ત્રણ ભાગમાં બાટેલી હોય ત્રણ કોઠા હોય પણ ગાયની જે ઓજરી છે ચાર ભાગમાં બાટેલી છે ચાર તબકેનું પાચન એટલે સૂક્ષ્મ પાચન થાય જે પાચન પદ્ધતિ છે એકદમ સૂક્ષ્મ થાય પછી એનાથી એક વિશેષ કે દુનિયાના કોઈ પણ મોટા પ્રાણીઓ એનો જે આંતરડાની જે લંબાઈ છે એ નેવું ફૂટથી કરી અને એકસો વીસ ફૂટની છે પણ ગાયની જે આંતરડાની લંબાઈ છે એ એકસો ને એંસી ફૂટ લંબાઈ છે એના કારણે જે એક સૂક્ષ્મ પાચન નથી થયું પછી આંતરડા છે ને બધા તત્વ રસ એ બધું કેચઅપ ભણન કરવાનું કામ કરે તો એકદમ સૂક્ષ્મ પાચન થયું આંતરાની લંબાઈ લાંબી છે એટલે એમાંથી જે સૂક્ષ્મ બધા તત્વ અનેક તત્વ એ ખેંચી અને દૂધ દ્વારા એ ગોબર દ્વારા એ ગૌમૂત્ર દ્વારા એ આપણે પાછા આપે છે પછી ગાય ચોવીસ કલાક ઓક્સિજન લે છે એ તો આપણે પણ લઈએ છીએ પણ એ ચોવીસ કલાક ઓક્સિજન બહારે પાછું ચોવીસ કલાક ઓક્સિજન કાઢે છે એટલે જેને ટીબી ક્ષય રોગ હોય એને એક પણ ટીકરી ખાધા વગર માત્ર ને માત્ર ગાય સાથે રહેવાથી અથવા ગાયનો શ્વાસોશ્વાસ લેવાથી એને ટીબી ક્ષયરોગ મટી જાય છે એવા કેટલાય ઉદાહરણો તમને આપી શકીએ અને રાત્રે પણ ગાયના બાજુમાં જ ખાટો નાખી સુવાનું ગાયની સેવા કરવાની ગાયનો શ્વાસોશ્વાસ લેવાનો ક્ષયરોગ મટી જાય તો ગાય ચોવીસ કલાક ઓક્સિજન પણ આપે છે એટલે જ આપણા શાસ્ત્રમાં ગોબર અને ગૌમૂત્ર એ પવિત્ર કીધું છે દિવ્ય કીધું છે ઘણા બહેનો અમારે એમાં તાલીમ આવે ને એક બેન મુંબઈથી આવે એમ મારે ત્યાં રજીસ્ટર કરો પોતે આવે એટલે મને કે મારું નામ કરવું પણ હું ગોબરમાં કે હાથ નહીં નાખું કે ગોબરને અડીશ નહીં કે એ વાસ કરે મારો તો સ્વભાવ થોડોક આમ વિચિત્ર મેં કીધું સીધો રસ્તો જઈ શકો તમારું કામ જ નથી જેને ગોબરમાં હાથ નથી નાખવાનો ગોબર પ્રોડક્ટ શીખવી હોય તો શક્ય નથી મેં કીધું સીધો રસ્તો તમે જઈ શકો એમ તો કે ના ના એ મારા કને બેનનું આખું ગ્રુપ છે ને એ કે તમે કે એને મૂકજો તમારું કામ નથી એટલે મેં ના જ પાડી મેં તમે જઈ શકો છો જે ગોબરમાં હાથ નાખે એ આવે એમ છતાં એ બેન ધરાર આવે એમ રજીસ્ટ્રેશન કર્યા વગર ધરાર આવે આવે પણ એ ગોબરમાં હાથ ન નાખે એમ એ તો વાસ કરે મેં યોજનાપૂર્વક એ બેઠા હતા હું અહીંથી જઈને મુઠ્ઠી લઈ નાક કને રાખી દીધું એમ ચોરી જ દીધું એમ થોડીક વાર આમ કર્યું પછી તો આમાં ધીમે ધીમે કરવા માંડ્યા પછી મજા આવી કે આ તો એ કે વાસ નથી કરતો તો ગોબર પવિત્ર છે કોઈ પણ વસ્તુ પવિત્ર હોય ને એ દુર્ગંધ ન કરે દુર્ગંધ હોય પવિત્ર ન હોઈ શકે આ એક સિદ્ધાંત છે જે વસ્તુ પવિત્ર છે ને એ દુર્ગંધ ન કરે જે દુર્ગંધ કરે એ પવિત્ર ન હોય તો ગાયનું ગોબર પવિત્ર છે એટલે દુર્ગંધ ન કરે તો દુર્ગંધ કરે એનું કારણ શું એ આપણે છે કારણ કે ગાયનો ખોરાક નથી ખવડાવીએ ગાયનો ખોરાક ઘણા હું એક હમણાં ગૌશાળામાં ગયો મુલાકાત તો આમ વીસેક ડબ્બા કાજુને ભરીને રાખે એમ અને એનો એટલો ઉત્સાહ એમ કે મારા મેઘજીભાઈ મારા વખાણ કરશે હું કાજુનો ખવડાવું ને એટલે મને એમ લઈ ગયા કે હાલો હાલો એ કે આ કાજુના ડબ્બા જોઈએ કે ગાયનું કાજુ ખવડાવું એટલે મેં કીધું સારી વાત હે ખવડાવો છે પછી એ જોઈને ગૌશાળામાં જતા હતા હું તને થૂકેલી જહાર પરથી જોવા ગાયનું ચારો એ મેં ખાને દીધી મેં કીધું ખાવતા એ થોડી ખવાય કે કેમ ન ખવાય કે આપણો ખોરાક નથી તો મેં કીધું કાજુ આપો ગાયનો ખોરાક છે અમારાથી જવાર ન ખવાય ગાયને કાજુ ન ખવડાવાય આપણે તો શું શું ખવડાવે ભગવાન જાણે એઠવારો હોય એ ગાય નહીં પાછી માં કહીએ પાછી એની આરતી ઉતારીને એને એઠવારો ખવડાવીએ આપણા જેવું મૂર્ખ કોઈ નથી એનો ખોરાક નથી હમણાં પછી આલ્યું છે પેલી રોટલી ગાય નહીં એ તો શાસ્ત્રમાં કીધું છે એ પણ નથી એ અધૂનું છે એ લોકો શોર્ટકટ કર્યું છે ભારતનો એ પરંપરા હતી કે દરેક આંગણમાં ગાય હતી ભારતની પદ્ધતિ હતી કે પેલે ગાયને જમાડીને પછી જમવું એક રોટલીથી ગાયનું પેટ ન ભરાય એ રોટલી ગાયનો ખોરાક નથી ભારતની પદ્ધતિ દરેક પરિવારના આંગણમાં ગાય હતી ગાય માં છે એ પૂજનીય છે એટલે પેલે ગાયને જમાડીને પછી જમવું આ પદ્ધતિ હતી પછી ગાય ઘરમાંથી છૂટી ગઈ એટલે આપણે શું કર્યું પેલી રોટલી ગાયની ગાયની રોટલી તો કાઢીએ પછી નાખીએ ક્યાં પાછી ઘરે ગાય તો કેના કામ નથી નાખીએ કે ગંદકી કરીએ અનાજ નો બગાડ કરીએ કેટલા લોકોના પેટ ભરાવાના હતા એને આપણે વેવ કરીએ તો અંધશ્રદ્ધામાં પડવાની જરૂર નથી એના કરતા ગાય નથી ને એક ડબ્બો રાખો જમ્યા પહેલા દરેક આપણા બાળકને પણ જમ્યા પહેલા કમસે કમ એક રૂપિયો તો નાખ ગૌ ઘાસ ગાય નથી તો એ તો કરી શકી ને એક રૂપિયો ડબ્બામાં નાખવાનો મહિનો બે મહિના બાર મહિના ભેગા થાય ત્યારે પરિવારને લઈને ક્યાંક બહુ સારા છે ત્યાંનો ચરો લઈને ગાયને ખવડાવી આવો અથવા ચરો નહીં તો અથવા એ ગાયને ત્યાં ગૌશાળામાં પોચ ફરાઈ આવો આ સાચી ગૌસેવા છે એક રોટલી કાઢી અને બગાર કરવો એ ગૌસેવા નથી અહીંયા ઘણી વખત માન લો કે વરસાદ વળ્યો હોય જંગલમાં ખૂબ ઔષધિ ઘાસ થયું હોય અને મારા બાપનું મૃત્યુ થઈ જાય ને પછી બાર દિવસ સુધી ગાયનો ચરો નાખું ગાયને તો ઔષધ મળે છે એ ચરાનું હામું જોવે નહીં એ બગાડ છે પણ તે સંકલ્પ કરીને લેવાય કે જ્યારે ગાયને જરૂર હશે ત્યારે નાખીશ મારે સંકલ્પ કરી લેવું કે હું મારે પંદર હજાર ચરો નાખો તેથી સંકલ્પ કરી લઉં તો એ ગૌ સેવા છે નહીં તો આપણે બજારમાં નીકળી બાઇક લઈને દસ રૂપિયા પૂરો લઈને નાખ્યો ગૌ સેવા નથી પાપ છે આપણે રસ્તામાં ગાયને લઈ આવીએ છીએ પેટ ન ભરાય તો ઘણી ગૌ સેવા સેવા કરતા કરતા પાપ થઈ જાય એ ખબર નથી મકર સંક્રાંતિ આવે આપણે બધાને પુણ્ય કમાઈ લેવું હોય આખું વર્ષ આપણે ગાય માતા યાદ ના આવે મકર સંક્રાંતિને અહીંયા એટલું બધું પુણ્ય મળી જશે બધા લોકો છે ને ગાય રોજ એઠવારો પ્લાસ્ટિક ખાધું હોય ગટરના પાણી પીધા હોય ને આખો સમાજ મકર સંક્રાંતિના ગાયને લીલો ચારો નાખે પણ મકર સંક્રાંતિના બીજા દિવસે અનેક ગાયોના મૃત્યુ થઈ જાય બધું જોઈએ છે હું કેટલાય વર્ષથી અંજારમાં સર્વે કરું છું મકર સંક્રાંતિના બીજા દિવસે ખાલી અંજારની અંદર બહારથી કરીને વીસ ગાયોના મૃત્યુ થાય છે એક શહેરમાં કારણ કે બધી એને ખાધું નથી એ ઘણું ખાઈ લે બધું મળી ગયું લીલું સારું એટલે એ ગેસ થાય ઓજરી ફાટી જાય મરી જાય એ ગૌ સેવા કહેવાય તેથી મકર સંક્રાંતિના સંકલ્પ કરી લેવાય ને કે મારે પાંચસોનો ચરો નાખવો એમ તેથી સંકલ્પ કરી લ્યો અને જે દિવસે ગાયને જરૂર છે વરસાદ નથી દુઃખી છે ક્યાંક ડુબરી થઈ ગઈ છે ખાવા નથી ત્યારે નાખો અને ગમે એને આંતરે નથી અંદરથી તમને દુવા મળશે એમ આવી ખોટી ગૌ સેવા પણ ગાયને પાંગરી બનાવે છે ગાયને ભિખારી બનાવે છે એક બાજુ આપણે એમ કહીએ કે જગત જનની આખા જગતનું પાલન કરે અને આખા સમાજ ગાયના નામે ભીખ માંગવા નીકળે આ બે વસ્તુ ભેગી નથી થતી ક્યાં આપણે બિચારી બનાવી દીધી ગાય બહુ શું કામ થયું ગાયને આપણે સમજ્યા નથી એના ગોબરને સમજ્યા તો ગાયની જે વિશેષતા હોય એ વિશેષતાના કારણે એનું ગોબર છે દિવ્ય છે પવિત્ર છે તમે ક્યાં સાંભળ્યું કોઈ દેવી દેવતાઓ ઋષિ મુનિઓ માતાજીએ આ પૃથ્વી ઉપર જન્મ લીધો એનો મર અને મૂત્ર એ પવિત્ર છે એવું ક્યાં સાંભળ્યું નથી સાંભળ્યું આપણે તો સારું સારું ખાઈએ સારું સારું ગોતીએ સફાઈ કરીને અનાજ બનાવીએ પવિત્રતાથી બનાવીએ પાણી ગાળીને વાપરીએ બધું સારું સારું લઈ આવીએ અને આપણે ભોજન બનાવીને સાંજે ખાઈએ સવારે જાજરું જઈએ ને એ શાસ્ત્રમાં એમ કીધું ને કે જાજરું એના હાથે છે ને એ માટીથી સાત વખત એક સાત વખત બે જ્યાં સુધી ચૌદ વખત હાથ ન ધોવાય ને ત્યાં સુધી નેગેટિવ ઉર્જામાંથી ન જાય એમ આપણે તો સારું સારું ખાધું છે તો સવારે કેવું થઈ જાય છે નેગેટિવ બની જાય ને એની સાથે કોઈને રહેવાની મજા આવે આપણે મોડ ત્યાગ કર્યો એની સાથે તમને કોઈ રાખત મજા આવે આપણે સારું ખાધું છે સાંજે એમ છતાં એ સવારે ગંદકી બની જાય છે ઉદાહરણ તરીકે કે મનુષ્ય છે એને આપણે માની લો કે દુનિયામાં પવિત્ર પાણી છે તો ગંગાજળ છે એમ તો માણસને આપણે મહિનો એક ગંગાજળ પીવડાવીએ ગાયનું ગૌમૂત્ર પીવડાવીએ અનેક તે સ્થાનોના પાણી આપણે પીવડાવીએ તો મહિના પછી માણસનું પેશાબ છે એ પવિત્ર બને બને ન બને પણ ગાયને એક દિવ્ય એવી શક્તિ આપી છે કદાચ એ ગટરનું પાણી પી આવે એ કદાચ બીજો ખાઈ આવે પણ એનું મૂત્ર અને ગોબર એ પવિત્ર છે માત્ર ગાયનું છે એમ પણ લોકો હમણાં બાંધછોડ કરી અમારે ગામમાં હું સભા કરી આમ આખા ગામમાં પહેલે હું આમ દર્શન કરી આવ્યો ગામનું પછી સભા આમ લગભગ પંદરસો માણસ બેઠા હતા પછી વાત આવી એમ કે તમારા ગામમાં મેં કીધું શુભ અશુભ પ્રસંગ આવે તો ગાયની ગોબર ગૌમૂત્રની જરૂર પડે તો કે હા પડે ને તો પછી મેં કીધું ક્યાં જાવ લેવા એમ કારણ કે હું ગાયના તો ક્યાંય દર્શન નતા ત્યાં બધા ભૂંડ બાંધ્યા હતા ભૂંડ એટલે જર્સી એચએફ એ ભૂંડની ઓલા છે ભૂંડના જીન છે એમાં તો એ કે આ ને બાજુ બાંધી હતી કે આના લઈ લઈએ મેં કીધું હું ન આપણા લઈ લેવાય એમ ત્યાં બે ભાપા આમ રાત પીરા રહ્યા ગરમ થઈ ગયા એમ તમે શું બોલો છો ભાન છે તમે શું કરવા આવ્યા છો બહુ આમ ગરમ થઈ ગયા મેં કીધું તમે પહેલાં સાંભળી લો પછી તમે કહેજો એમ મેં કીધું ગાય સિવાય એક પણ મનુષ્યનું જો ગોબર ગૌમૂત્ર પવિત્ર હોય તો બતાવો જો એચએફ જર્સીનું હાલે એ તો નેગેટિવ ઉર્જા છે એ ભૂંડમાંથી બનાવેલી છે યાકને એવું મિક્સણ કરીને બનાવેલી છે તો એનું જો હાલે તો એના કરતાં તો આપણે સારું ખાઈએ છીએ તો આપણું હાલવું જોઈએ એ પછી સમજે એમ તો ગાય સિવાય કોઈનું મર અને મૂત્ર પવિત્ર નથી એટલે કોઈ પણનું ચાલે નહીં મૃત્યુ થઈ જાય તો ચોખ્ખો તો ગાયના ગોબરનો જ થાય એમ કોઈને દેહ સુધી કરવી હોય તો ગાયના પંચગવીથી થાય બાકીના પંચગવી હાલે નહીં પણ અત્યારે ચાલવા માંડે એટલે હું સ્પષ્ટતા કરી એમ એ ગુણને આપણે ગાય માની લીધી ગાય નથી એનું આગળ હું કહીશ તો ગાયની જે વિશેષતાઓ છે એમ તો અત્યારે વિજ્ઞાન જ્યારે એના ગોબર ઉપર પ્રારંભ કર્યો ને એની લેબોરેટરીની એક ક્ષમતા હોય છે એમ આપણા જે શાસ્ત્ર કીધું એ સુધી વિજ્ઞાન નથી પહોંચ્યું એમ તો જ્યારે ગોબરમાં એને પ્રારંભ કર્યો ત્યારે પહેલી વખત એમ કીધું કે પાંચસો ને સત્યાવીસ તત્વ ગોબરમાં છે પછી એની ક્ષમતા બધી વધી એને કીધું કે સાતસો ને એક્યાસી તત્વ ગોબરમાં છે પછી પાછી વધી તો એમ કીધું કે બારસો ને છ્યાસી એમાં તત્વ ગોબરમાં છે હમણાં છેલ્લે એવું કીધું કે ગાયના ગોબરમાં સોળસો તત્વ છે હજી એની લેબોરેટરીની ક્ષમતા વધશે તો હજી પણ એમાંથી તત્વો વધશે એવું નામ ગૌમૂત્ર થયું અત્યારે ગૌમૂત્ર એમ કીધું કે પાંચ હજાર એકસો તત્વ ગૌમૂત્રમાં છે બાકીના પ્રાણીઓમાં નથી અને જે જે સંશોધનો થયા કે ગાયના ગોબરમાં બેક્ટેરિયા એક ગ્રામ બેક્ટેરિયા જે ગાય દૂધ આપે છે એનું જે ગોબર છે એમાં ત્રણસો કરોડથી કરીને ચારસો કરોડ બેક્ટેરિયા હોય છે જે ગાય દૂધ નથી આપતી જે બળદ છે નંદી છે એવી જે ગાયો છે એનું જે ગોબર છે એના ટેસ્ટ થયા એમાં ચારસો થી કરીને છસો કરોડ બેક્ટેરિયા એક ગ્રામમાં આપણી ભૂમિમાં જ્યારે ડીએપી યુરિયા નહોતું ત્યારે એક ગ્રામ માટીમાં ત્રણસો કરોડ બેક્ટેરિયા હતા એ આજે લગભગ સિત્તેરથી એસી લાખ બેક્ટેરિયા માટીમાં બજાલે જમીન મરી રહી છે જમીન બંજર બની રહી છે જમીન કરક બની રહી છે તો એને જો ઠીક કરવી હોય તો કેનાથી કરી શકાય ગોબરથી ત્રણસો કરોડ રહે એમાં એકમાં આમાં તો આપણે ગાયમાં છસો કરોડ રહે તો ખેતી માટે કયું ગોબર વધારે મહત્વનું છે દૂધ બે કરતા પણ નંદી છે બળદ છે એનું વધારે મહત્વનું છે પ્રયોગ કોઈને કરવો તો કરજો એ પ્રયોગ કર્યા છે જે મૂત્ર છે એ પણ હા બને તમે મૂત્રનું કહું એનો ગદપમાં આવેલો કહો એક કિયારામાં તમારે ગાયનું ગૌમૂત્ર હલાવવાનું એક કિયારામાં તમારે નંદીનું ભરતનું ગૌમૂત્ર હલાવવાનું પછી તમારે બે બે વખત હલાવવાનું પછી તમારે એની હાઈટ એનો ગ્રોથ જોઈ લેજો ભાઈ એમાં અંતર દેખાશે એટલે શાસ્ત્રમાં એમ કીધું છે કે ગૌમૂત્ર જે પીવાથી કામ કરે ગાયનું એ નંદી મહારાજનું સૂંઘવાથી કામ કરે એમ એટલે ખેતી માટે પણ નંદીનું બળદનું ગૌમૂત્ર શ્રેષ્ઠ છે એમ બંનેના શ્રેષ્ઠ છે પણ સવિશેષ શ્રેષ્ઠ છે એમ નંદીનું હા તો અમે અહીંયા ખેતીમાં ઘણાને હવે નંદી બંધાવીએ છીએ બળદ અત્યારે બળદનો ઉપયોગ બંધ થઈ ગયો એને ખસી કરી અને ખેતરમાં બાંધી લે નીચે ફ્લોટ નાખી દે એનું પૈસા ભેગું થાય એ ખેતરમાં ઉપયોગ થાય ગોબર આપે તો એનું ખેતીમાં ઉપયોગ થાય તો ગાયનું ગોબર ખેતી માટે ખૂબ મહત્વનું છે તો વધુમાં વધુ ઉપયોગ ગાયના ગોબરનો ક્યાં થવો જોઈએ ખેતીમાં એ તો તમે બે દિવસ શીખવાના છો હું થોડુંક ખેતીનું તમને ખાલી કહીશ એમ કે દુનિયામાં એક પણ એવો વ્યવસાય નથી કે ખેતી જેટલો સમૃદ્ધ હોય એક બીજ વાવીએ ચાર મહિના પછી અનેક ઘણા પાછા આપે એવો દુનિયાનો એક પણ વ્યવસાય બતાવો આમાં તમે ખેતી નથી કરતા એટલે ક્યાંય ને ક્યાંય વ્યવસાય સાથે ક્યાંય જોડાયેલા હશો બરાબર ઉદાહરણ તરીકે આ પેન બનાવવાની છે આમાં વીસ ગ્રામ વજન છે એમ તો મશીનમાં એ વીસ ગ્રામ નાખે પછી એમાં બધી પ્રોસેસ થઈને એ એક દિવસ બે દિવસ ચાર દિવસે બહાર આવે તો એ પચીસ ગ્રામ થઈને આવે કોઈ પણ વસ્તુ એક્સવાઇઝેડ એમ કે માની લો કે ખુરશી બનાવી છે તો એમાંનું રો મટીરિયલ બે કિલો નાખ્યો એમ તો એ બધી પ્રોસેસ થઈને પછી સો બે કિલો નીકળે ના નીકળે તો ગાય ખેતી એવું છે કે એક દાણું વાવીએ અને ચાર મહિના પછી અનેક ઘણા પાછા આપે તો ખેતી આજે કોઈને કરવી નથી ખેતી પોસાતી નથી શું કામ ખેતી આજે સમૃદ્ધ છે એક દાણો વાવણ સો દાણા આપો એવો એક પણ દુનિયાનો વ્યવસાય આજે પણ નથી પણ ખેતીનું શોષણ થયું છે જો ખેતી કરવી હોય ને તો જમીન પાણી તો બધું હોય જ પણ ખાતર પોતાનું હોવું જોઈએ બીજ પોતાનું હોવું જોઈએ બળદ પોતાના હોવા જોઈએ અને જે રોગ નિયંત્રણ એ પણ પોતાનું હોવું જોઈએ તો ખેતી આજે ખેતીમાં ચિકાર રૂપિયા છે અને જાય છે ક્યાં આજુબાજુમાં બેઠેલા લોકો એનું શોષણ કરે છે એના નામે ખેતીમાં લાખ રૂપિયા આવે ને તો એમાં એંસી પચ્યાસી હજાર રૂપિયા આજુબાજુના લોકો એ લઈ જાય છે તો એનો પૈસો તમને ખાલી દર્શન કરાવું એમ જે બીજ બનાવે છે વેચે છે એના સપ્લાયરો છે ખાતર બનાવે છે વેચે છે ટ્રેક્ટરો બનાવે છે ઓજારો બનાવે છે વેપારીઓ છે શાકભાજીના વેપારી લખી લો અનાજના આ કોઈ પણ જે ખેતી સાથે જોડાયેલા જેટલા વ્યવસાયો છે ને જેટલા દુકાનથી કરીને બનાવનાર હોલસેલર એના બધાનું દર્શન કરી લેજો એ બધા જ સમૃદ્ધ છે ભાઈ રૂપિયા ક્યાંથી આવ્યા ખેતીમાંથી જ આવ્યા હા ગાય ખેતરમાંથી હટાવી દીધી એટલે બધા શોષણ કર્યું બીજ આપણે કંપનીનું લેવાનું ચાલુ કર્યું પોતાનું બીજ બંધ કરી દીધું ખાતર કમ્પોસ્ટ ગાયનું બંધ કરી દીધું એ બજારમાંથી લઈ આવ્યા જમીન નબળી થઈ એટલે રોગ જીવત આવ્યા રોગ જીવત આવ્યા એટલે પેસ્ટિસાઇડ બજારમાંથી લઈ આવ્યા પછી પરિવહન પોતાનું બરદ હતું બેલ કાઢ નાખ્યા એટલે એ બધું જ કામ એટલે બધું આપણે ચારે બાજુ શોષણ થયું એટલે ખેતી પોસાતી નથી એ કદાચ નુકસાન થયું હોત ને તો બધાને વાંધો નહોતો એમ પણ એનાથી મોટું જે ભયંકર નુકસાન થયું છે એ છે આરોગ્ય આપણે એટલામાં બેઠા છીએ એમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ભારતની સંસ્કૃતિ છે બીમાર ન કરવાની સંસ્કૃતિ હું પાંચ વર્ષનું પૂછું કે છેલ્લા પાંચ વર્ષમાં કોઈને એલોપેથિકનો સારો ન લેવો પડ્યો એમ કોરોના આવ્યો તેમાં વેક્સિન નથી લીધી કોઈ તાવ તરીયો માથું દુખતું હોય એમાં કે ટીકરી ન ખાધી કોઈ પણ એલોપેથિકની સારો નથી લીધો આવા કેટલા લોકો એમ એક બે ત્રણ લોકો છે હજી સુધી નથી લીધું બાકી ડિગ્રી આયુર્વેદ આયુર્વેદની લઈએ છે આયુર્વેદની લેવાની બાકી એલોપથી નથી ત્રણ ચાર લોકો આપણામાંથી છે બરાબર એ આપણે વિશેષ સાથે જોડાયેલા છે વિષયને સમજી છે એ આવ્યા છે એટલે ત્રણ ચાર લોકો છે એમ મતલબ બાકીના બધા બીમાર છે ને આવું થયું ને મતલબ એમ બિલકુલ આવું શું કામ થયું એમ વેક્સિન લીધું છે આયુર્વેદિક દવા જ કરી છે એ હવે ચર્ચા કરવા નથી હું તો ખાલી ઉદાહરણ આપું છું મેં ક્યાંકને પૂછવાનું નથી આ તો સર્વે માટે કે આપણે બધા બીમાર છે એમ આપણે એલોપેથિકનો સારો લેવો પડે છે ભારતની સંસ્કૃતિ બીમાર ન પડવાની હતી રસોડમાં ઔષધાલય હતું ગહા એ જીવતો જાગતો એક ડૉક્ટર છે જ્યાં આરોગ્યનું ઝરણું છે એને ભૂલી ગયા એટલે રોજ ડૉક્ટરને આપણે બીમાર ન પડવું પડે એમ વેક્સિન કેટલી લેવી એમ એવા કેટલાય રોગો જે આવશે કેટલા વાયરસો આવશે રોજ ઇન્જેક્શન લેવાના બાળકને જન્મ થાય તો ચાર પાંચ કેટલા નહીં મને ખબર નથી મેં તો મારા બાળકને દેવડાય નથી બાળકને જન્મ થાય ને ત્યાં ઓલે ચાલુ થઈ જાય પોલિયોનું નાનું નાનું ના એ જે ધંધા કરવાના આપણે એના કરતાં આપણું શરીર છે એ મજબૂત બનાવો ને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારો તો ગાય હતી કે રોગ પ્રતિકારક શક્તિ નથી એટલે આપણે હું કહેવાનો મતલબ હું એ હતો કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ક્ષીણ થઈ ગઈ એનું એક કારણ છે ખેતી ખેતીમાંથી ગાય હટી ગઈ ગાયનું ગોબર ગૌમૂત્ર હટી ગયું પેટસીસાઇડ ડીએપી આવી ગયું એટલે એમાં જે તત્વો જે આવવા જોઈએ અનાજની અંદર એ તત્વો નથી આવતા વેતન જ તત્વો આવે છે પેલે આપણા વડીલો બસો કિલો વજન ઉચકી શકતા હતા એવરેજ સો કિલો હતો એટલે ખાંડની ગુણી સો કિલો ને આવતી હતી એવરેજ હતું એ તો આજે આજે પચાસ કિલો ની એવરેજ થઈ વર્ધે આવી ગયા ને આજે ખાંડની બધી ઘૂણી પચાસ કિલો ની થઈ ગઈ એમ તો આપણે તો વડીલો તો કઈ ઈચ્છા કરીએ કોઈ ખાધું પણ નહીં હોય એ બાજરાના રોટલા દૂધ ને માખણ ઘી ખાધું હશે આપણે તો જે ઈચ્છા થાય પાણીપુરી ખાવી હોય તો ખાઈ લઈએ બધા પિસ્તા ખાઈ શકીએ આપણે ઈચ્છા થાય ખાય સારું સારું છતાંય આપણી શક્તિ એ આપણા વડીલો આખો દિવસ પર સાથે ચાલી શકતા ક્યારે થાકતા નતા બહેનો હોય સવારમાં ટિફિન લઈને જાય માથે ભતારો હોય આંખમાં બાળક હોય પીઠમાં બાળક હોય એમ સૌ સરાટ હાલા જાય આજે બધું ઘટ્યું છે કારણ કે ખેતીમાં જે તત્વો જે અનાજમાં છે ને તત્વો નથી એટલે એમાં સુગંધ હતો સ્વાદ હતો એમ કોઈના ઘરમાં રોટલા બનતા હોય તો ચાર પાંચ ઘરમાં ખબર પડે કે આ ભાઈને ત્યાં બાજરાના રોટલા બને આ ભાઈને ત્યાં મહિત શાક બને સુગંધ હતી એ ખાધા પછી એમ અંદર આમ ખાઈ તેમ એટલે એનો ટેસ્ટ આવતો હતો એમ એ ખબર પડતી હતી એમ આજે અંધારામાં કદાચ હું તમારો મહેમાન થઈને આવ્યો હું તમે મને કોઈનું શાક બનાવીને ખવડાવી દીધું લાઇટ બંધ હોય હું ખાધા પછી પણ નક્કી ન કરી શકું શેનું શાક ખાધું એમ આ છે ને અત્યારે પેટ ભરતીના કાર્યક્રમ આવ્યા છે એમાં કોઈ સ્વાદ ટેસ્ટ કાંઈ છે જ નહીં એમ કારણ કે એમાં તત્વ જ આપણે મારી નાખ્યા તત્વ છે જ નહીં તો ગાયના ગોબરમાં બધા જ તત્વો છે એનાથી જો ખેતી કરશો ને તો પાછા સ્વાદ આવશે પાછી સુગંધ આવશે પછી પાછું આપણી શક્તિ બળશે આપણું લોકપ્રિય શક્તિ મજબૂત થશે બધા જ તત્વો શરીરને જરૂર છે એ તત્વો ગાય આધારિત ખેતીમાંથી આવે પ્રાકૃતિક ખેતીમાંથી આવે તો ગાય હજી એનાથી એક મહત્વનો પ્રશ્ન છે એ છે જે માણસ જે માનવતા જે ઘટી રહી છે જે માણસ સંસ્કારહીન થઈ રહ્યો છે અત્યારે તો ભણતર વધ્યું છે એટલે આપણે એમ કે વડીલો ભણતર ભણે એમ હતા તો આપણે શેના માટે ભણાવીએ કે ભણી ગણીને રાક્ષસ બને ભણી ગણીને કોઈને બળાત્કાર કરે ભણી ગણીને મા બાપને બુઢાશ્રમમાં મૂકી આવે ભણી ભણીને એક એક ચાલુ કરીને કોર્ટ કચેરીએ પહોંચે ભણી ગણીને ખૂન ખરાબ કરી નાખે સાસુઓના ઝઘડા વધ્યા છૂટાછેડા વધ્યા પરિવારો તૂટી રહ્યા છે ભણ્યા પછી આ આ આ થવું જોઈએ શું લાગે તમને ક્યાંક ખૂટે છે એવું નથી લાગતું બહુ શું કામ થાય છે ભણ્યા પછી બધું ઠીક થવું જોઈએ કથાઓ વધી છે મંદિરો વધ્યા છે છતાંય આ ઠીક ન થતું એનું કારણ છે ખેતી બદલી ખોરાક અન્ન તેવો મન મન આહાર તેવો જાણો છો એમાં કોઈ ન હોય તો હાથ ઉપર કરીએ અન્ન તેવો મન બને કે નહીં બને ને આપણે કોઈ ધ્યાન રાખે અન્નનું જેનો શાકભાજી લેવા જાય ને તો હું ભાવ કરાવે અને કાપી કાપીને દે એમ અને એ ડબ્બો રોટી ખાવા જાય ને તો વીસ કેમ તો વીસ દઈ દે એમ પાઉંભાજી ખાવા જાય તો એ દઈ દે એમ ડૉક્ટર દવા લેવા જાય તો હું પૂરા દઈ દે એમ કપડાં લેવામાં કરકસર ન કરે એમ કપડાં પાંચસોમાં પણ શરીર ઢકાય અને પાંચ હજારમાં ઢકાય હું આપણે કરકસર ન કરીએ મોબાઈલ છે તો એ પાંચ હજારથી ચાલી જાય પણ આપણે વીસ હજારનો જોઈએ એમાં કરકસર ન કરીએ દૂધ પણ એમ કે ને ગાયના દૂધને એંસી એંસી રૂપિયા દૂધ હોય ઘીના કોઈ એમ કે પંદરસો કાંઈ ઘીના પંદરસો હોય પણ જે ગાય રાખતો હોય એને ખબર પડે કે પંદરસોમાં ઘી પોસાય આપણે કરકસર કાંઈક હોટલમાં જમવા જાય ને તો વાંક એ પાંચસો ને સિત્યાવીસનું બિલ લે ને તો આપણે છસો ડી આવીએ જે નુકસાન કરે હું આપણે ક્યાંય કરકસર નથી એમ પણ જે શરીરનું પોષણ કરે છે જે શરીરને જરૂર છે એમ શરીરને જે ઉર્જા આપે છે ગાયદાર ખેતીનો ઘઉં હોય એટલે ઘઉંના ત્રીસ રૂપિયા ગાયના કોઈ ગાયદાર ખેતીના પચાસ રૂપિયા કહે ને એટલે આમ એ તો લૂંટવા બેઠા છે આ શબ્દ આપણા બધાને નીકળે એમાં કરકસર ન કરાય કરકસર ક્યાં કરવી આવું વિવેક શું કામ નથી એ અન્ન બગડ્યા છે પહેલે જોજો ખેતી થતી ને ત્યારે ધરતીનું પૂજન થાય બળદનું પૂજન થાય સારું મુહૂર્ત જોતા મીઠું મોટું કરાવે પછી ભજન ગાતે ગાતે વરીલો વાવતા ભજન ગાતે ગાતે એનું નિંદામણ નહીં કરતું ભજન ગાતે ગાતે એની કાપરી ભજન ગાતે ગાતે ખરું કાઢતા પછી કેટલા ખેડૂતમાં જેટલા ખેડૂતને મદદ કરી બધાનો ભાગ પહેલે કાઢતા એમ એટલે ભગવાનનો ભાગ કાઢે નિયાણીનો કાઢે પછી સુથાર લુહાર બામ વારમ જેટલા જેટલા મદદ કરી બધાનો ભાગ કાઢીને પછી ખેતરમાં ઘરે લઈ જાય પછી પોતે જરૂર રાખે બાકીનું વેચતા એમ એ સાત્વિક અનાજ જયારે હૃદયમાં જતો ને એટલે સાત્વિક વિચાર આવતા એમ એનું એક ઉદાહરણ આપું કે કોઈ પણ ગામમાં અજાણ્યો વ્યક્તિ જાય ને તો ગામમાંથી ભૂખ્યો ન જાતો પાછો કોઈને કોઈ લઈ જાય ને ઘરે એને પ્રેમથી એનું સ્વાગત કરે અતિથિ દેવો ભવ એના ચરણ ધોતા એને પાણી પીવડાવીને પછી ભોજનથી તૃપ્ત કરે પછી પૂછે કાંઈ કામ હતું ભૂલા પડ્યા હતા આજે તમારા ઘરે કોઈ આવી જાય ને બપોરના ટાઈમે તમારા ચહેરા નસો ખેંચાય કારણ કે હું મહિનામાં વીસ પચીસ બીજાનું ભોજન જમવું આમ મેં તો એવું સાંભળ્યું મેં કે હું બપોરના ટાઈમે હાલે આવે જમવાના ટાઈમે અમુક જગ્યા તો એવી છે કે તમારા કને ભાઈને હિંમત ના હાલે એટલે એ કહે છે હોટલમાં જમાડી દે એમ આ સ્થિતિ છે એ સારી સ્થિતિ છે મહેમાનની રાહ જોતા અતિથિ દેવો ભવા ક્યારે મહેમાન આવે ને આજે તો અન્ન દૂષિત થયા છે એટલે ભગવાનના આપણે શાસ્ત્રમાં ઘણી જગ્યાએ આપણે વાંચ્યું હશે કે ઘરનું ખાવું બહારનું ન ખાવું કારણ કે ઘર મા બેન દીકરી બનાવી હોય ને ભાવથી બનાવી હોય તમને બધાને અનુભૂતિ થઈ હશે કે આ આમ ભાવીને ખાસ બેનો કોક દિવસ આમ ભાવથી પ્રેમથી આમ ભોજન બનાવ્યું હોય એટલા બધા ભજન ગાતે ગાતે બનાવ્યું હોય આમ જમવા બેસીને એટલા પ્રેમથી આમ પીરસતા હોય નહીં નહીં હજી તમારે તમે થાકી ગયા છો તો લેવી જ પડશે એટલા પ્રેમથી ભાવથી પીરસતા હોય અને એમાં મીઠાશ હોય અને ક્યારેક ઝઘડો થઈ ગયો હોય ઠામણા ઉઠતા હોય ફકરા ચડતા હોય જમવા બેસીને કૂતરા કોને રોટલી ઘા કરે પછી ખાઈએ તો એમાં સ્વાદમાં પરિમાણ અંતર હોય કે ન હોય તો રસોઈ બનાવનાર એ છે વાસણ એ છે અગ્નિ એ છે અનાજ એ છે મસાલા એ છે છતાં બેમાં અંતર શું કામ આવે ભાવ બદલી ગયો બનાવનારનો બહુ અસર કરે છે હાલો એક બીજું એક ઉદાહરણ આપું માન લો કે તમને કાંઈક ભાવતા ભોજન બન્યા હોય ને મોઢામાં પાણી આવી જાય ને એમ બેનું એમ પાણીપુરી નામ પડે તો મોઢામાં હાટી આંબલીનું નામ પડે મોઢામાં પાણી આવે ને કાંઈ નહીં કોઈને ગુલાબજાંબુ ભાવતા એનું નામ પડે તો માન લો કે તમને એવું કીધું હોય કે તમને ભાવતા ભોજન બનાવે આજે કીધું હોય કે તમને ગુલાબજાંબુ એક એ ગુલાબજાંબુ બને એમ જેને ગુલાબજાંબુ નો રસ હોય એને એમ થાય કે મેકી હોય જબારે મૂકે થાય ગુલાબજાંબુ ખાવાના છે એમ અને ગુલાબજાંબુ વાળા બનાવવાળા એટલા પરિવારના ભાવથી પ્રેમથી હેતથી બનાવ્યા હોય રેસ્ટફુલ બન્યા હોય આપણે આમ જમવા બેસીએ અને જેવું આમ મોઢામાં મૂકીએ ને આ મોજના તોરા છૂટે પાણી પાણી થઈ જાય વાહ આજ તો મારી કેપેસિટી તો પાંચની છે પણ આજ તો દસ ખાણ તો હું ખાઈએ એટલી મજા આવતી હોય એટલો આનંદ આવતો હોય અને આમ ચાલુ કર્યું હજી બે ત્રણ ખાતા હોય અને કોઈનો ફોન આવી જાય કે તમારા પરિવારમાં કોઈનું એક્સિડન્ટ થઈ ગયું છે આમ બરાબર છે હોસ્પિટલે છે પણ આમ દૂર છે ભોજન કરીને જ પછી જવું પડે એમ હોય અને પછી આપણે ખાઈએ તો એટલો ને એટલો સ્વાદ આવે આવે શું કહું એટલો ભાવથી એટલું ટેસ્ટફુલ બન્યું હતું એટલું મજા આવતી હતી મન દુખી થયું જો ખાલી મન દુખી થયું અને ભોજનમાંથી જો સ્વાદ જતો રહેતો હોય તો ખેતરમાં જે ખીલવાડ કરીએ છે એમ લાખો જીવને મારી નાખ્યા લાખો અનસ્યાને મારી નાખ્યા અબજો બેક્ટેરિયાને મારી નાખ્યા ખેતરમાં કેટલા બધા જીવ કેટલા બધા પક્ષીઓ એ સાપ હોય નોરિયું હોય કાકીદો હોય ડેટકો હોય ઘોંસ હોય એવા કેટલા સૂક્ષ્મ જીવો કેટલા પક્ષીઓ એ બધા ખતમ થઈ ગયા બધાને મારી નાખ્યા એની કતલખાનું બનાવી દીધું એક સમસાન ભૂમિ બનાવી દીધી એમાં પાકેલું અનાજ ફરફરાદી શાકભાજી એ આપણે ખાઈએ એટલે આપણે સારા વિચારો આવે ક્યારે ના આવે તો ગાયના ગોબર ગૌમૂત્ર દિવ્ય છે પવિત્ર છે શાસ્ત્રમાં એવું કીધું છે જ્યાં મંદિર બનાવવું હોય મકાન બનાવવું હોય યજ્ઞ કરવો દિવ્ય ભૂમિ ખપે એ દિવ્ય ભૂમિનો શું કરવું તમે એક ઉપાય બતાવ્યો એક મહિના સુધી ગાયોના ધણ ત્યાં ચારવા એક મહિના ગાયો ધણ ચારવા શું થાય તો ગાયની ખરીમાં ટૂંકમાં કહું છું લાંબી વાત છે કે ગાયની ખરીમાં નાગનો નાગ દેવતાનો વાસ છે નાગનું કામ શું હોય નાગ આપણે નખ મારે તો ઝેર હોય ને તો જમીનનું જે ઝેર છે જમીનની જે નેગેટિવ ઉર્જા છે ગાયની ખરી ખેંચી લે પછી એનું ગોબર ગૌમૂત્ર ભૂમિ ઉપર પડે એટલે ભૂમિને દિવ્ય બનાવી દે પછી એ ભૂમિ ઉપર જો મકાન બનાવીએ તો પરમ શાંતિનો અહેસાસ થાય એટલે આપણે બળદથી ખેતી થતી ત્યારે જમીનની જે નેગેટિવ ઉર્જા હતી જમીનનું જે વિષ હતું એ બધું બળદ ખેંચી લેતા હતા એટલે જમીન દિવ્ય બની જતી પવિત્ર બની જતી એ દિવ્ય ભૂમિ ઉપર પાકેલું અનાજ ફરફરાદી શાકભાજી આપણે ખાતા હતા ને એટલે આપણે ક્યારે ખોટો વિચાર નતો આવતો આપણું મન છે એ દિવ્ય બનતો એટલે આપણો વ્યવહાર એ દિવ્ય હતો એટલે આપણું આચરણ દિવ્ય હતું એટલે ક્યારે હરામનું લેવાનું આપણે ક્યારે વિચાર નતો આવતો આપણા વડીલો ક્યાંય ભૂલથી પાંચ રૂપિયા ક્યાંક આવી ગયા ને જ્યાં સુધી એને પરત ન કરે ત્યાં સુધી એને નિંદર નથી આવતી અને આજે આપણે ક્યાંથી હરામનું આવે એ શોધી રહ્યા છે તો આ બધા છે ને અન્ન તેવું મન અમારે એક શિબિરમાં એક દંપતી આવતો એક બે ત્રણ ત્રણ શિબિરમાં આવ્યું એમ એટલે મેં કીધું આને તો બહુ મોટો રસ લાગે છે એમ એક દિવસ બેસા રહ્યા અમે નિઃશુલ્ક કરતા હવે તો અમે આમાંથી સમજીને થોડાક શુલ્ક લઈએ એક દિવસ બેસા રહ્યા ત્રીજી શિબિર પછી મેં કીધું અને રસ છે એટલે મેં કીધું આનું કાંઈ કામ સારું હશે મેં પૂછ્યું એમ ખેતી કરો છો તો કે ના ગાય છે ઘરે તો કે ના ગાયનું દૂધ પીવો છે તો કે ના તો મેં કીધું આવો શું કામ તો કે રસ છે એમ તો ન કે ખાવા આવી એમ <laughs> તો રસ છે એમ તો મેં કીધું ભાઈ એને સમજાય બહુ મેં કીધું કાંઈ નહીં કમસે કમ અંજારમાં જ રહે છે મેં ગાયનું દૂધ તો ચાલુ કરો એમ અમારે નહીં તો બીજે ત્યાંથી લેવું તો કે ના પછી સમજાય એક લીટર દૂધ ચાલુ કરાવ્યું એમ એક લીટર દૂધ અમારે ત્યાંથી જવા માંડ્યું બે ત્રણ થી થયા એટલે ભાઈનો ફોન આવ્યો કે તમને મળવું છે એટલે મેં કીધું ફોનમાં કહી દઉં તો કે ના મળવું મળવા આવ્યા તો કે મારી ઘરવાળી એમ કહે છે કે આ દૂધમાં ચાય બરાબર નથી બનતી આ દૂધનું દહીં બનાવીએ તો પાણી વધારે થાય છે એમાં તર બરાબર નથી થતી એટલે હવે નહીં ખપે કે મારું ઘરવાળી કાંઈ હાલતું નથી એટલે મારી ઘરવાળી ના પાડે છે એટલે મેં કીધું તમને તો ઈચ્છા છે ને તો કે હા તો મેં કીધું એક કામ કરજે ઘરવાળીને એમ કહેજે કે આપણે બે ત્રણ શિબિર કરીએ કમસે કમ પ્લાસ્ટિકનો ઉપયોગ તો બંધ કરીએ અમૂલનું દૂધ હે તો એ હું તપેલીમાં લઈ આવ્યું છે અમારું એક વેચાણ કેન્દ્ર અંજારમાં એની બાજુમાં અમૂલવાળું વેચે અમે ગાયનું વેચીએ તો એ ભાઈ એમાંથી તપેલી લઈને આવે પોતાનું બર્તન અને અમૂલના દૂધની એક લીટરની કોથળીમાં ખાલી કરી અને ઘરે લઈએ ત્રણ દિવસ સુધી એ તપેલીમાં અમૂલનું ગયું ચોથે દિવસે અમૂલના નામે એમ એમાં એક લીટર દૂધ ગાયનું ચાલુ થયું એમ એક દી બે દી ચાર દી છ દી કોઈ ફરિયાદ નહીં એમ ચાય બરાબર થવા માંડી પાણી બરાબર તર બરાબર ત્યાં સુધી તો વાંધો નતો છ મહિના પછી છ મહિના પછી એને બેન છે ને એના ઘરવાળાને કીધું કે આપણે કે હવે કે આ અમૂલનું કેટલા દિવસ પીધો ગાયનું દૂધ મંગાવ્યું તો ત્યારે એના ઘરવાળા કીધું ગાંડી કે છ મહિનાથી ગાયનું દૂધ પીધું ને એટલે તને આ વિચાર આવ્યો એમ તો ગાયનું સાત્વિક દૂધ હૃદયમાં જ્યાં પછી હૃદય પરિવર્તન થાય એટલે કહેવાનો મતલબ કે સાત્વિક જે ખોરાક ખાય છે એને સાત્વિક વિચારો આવે છે એટલે રાક્ષસો જે પાકે છે કોઈ દિવસ સાત્વિક એને ખોરાક નથી દ્રષ્ટિ કરી લેજો અને જે ગાયનું ઘી દૂધ માખણ ખાતો હોય ગાય આધાર ખેતીમાં પકાવેલા અનાજ ફરફરાથી ખાતા હોય એને ક્યારે ખોટો વિચાર આવે નહીં એટલે ખેતી બહુ મહત્વની છે એટલે જેટલી સમસ્યાઓ છે માણસને ઠીક કરવું હોય તો ગાય આધારિત ખેતી કરવી અનિવાર્ય છે તો જે ખેતી નથી કરતા એ ગાય આધારિત ખેતી જે કરે છે એને પ્રોત્સાહન આપીને પૂરા ફાવડે લેવું જોઈએ ને એમ માન લો કે દૂધ છે ગાયનું તો ગાયનું દૂધ છે ને અત્યારે જો પડતર છે ને એ વિસ્તાર પ્રમાણે એંસી રૂપિયાથી કરીને સો રૂપિયા લીટર પડતર થાય છે ગાયનો બધો જ રખરખાવ કરી તો એંસીથી કરી અને સો રૂપિયા લીટર પડતર થાય હવે એનાથી વધારે વેચાય તો નફો કરે તો રાખે એટલે આપણે પછી એને દોષ દઈએ કે આ માલધારી ગાયને છૂટી મૂકી દે છે કરે શું બિચારો એનો ભેગા ન થાય એટલે કારણ કે પાણી નાખે એટલે ગાયને આપણે પૂરતા ભાવ દઈને દૂધ લઈએ એમ ઓછું ખાઈએ પણ શુદ્ધ ખાઈએ પછી ત્રીસ લીટર દૂધ હોય તો એક કિલો વલોણાનું ઘી બને એવરેજ ઓછામાં ઓછા આપણે એસી રૂપિયા લખીએ ત્રીસ લીટર તો કેટલા છે ચોવીસો રૂપિયા લીટર દૂધ હોય તો ગાયનું પૂરું થાય પણ આપણે તો માણસો તો કે બાબા હોય કે ગાયનું છે ક્યારેક ગાય ડોઈ સીધી ડોઈ આવજો પછી એટલા જેટલા રૂપિયા કેટલા દેજો ઓછા કે ઓછા દેજો ઓછા ઓછા પછી એનું ઘી બનાવજો ખબર પડશે કેટલા લીટર ઘી થાય કોઈ ઘરના નાખીને દેશે નહીં આપણે તો ગાય ખેતીમાં ખૂબ મહત્વની છે જો બધા જ સમાધાન કરવા હોય જો નિરોગી રહેવું હોય વિચાર રીતે માનવતાની રીતે જો ઠીક થવું હોય પ્રકૃતિને જો બેલેન્સ કરવું હોય જીવસૃષ્ટિને બચાવવી હોય તો ગાય આધારિત ખેતી અનિવાર્ય છે એટલે ગાય એટલે મહત્વની છે તો ગાય ખેતીમાં ગાયનું ગોબર બાકી કરતા વિશેષ છે તો ગાય આધારિત ખેતી આપણે સમજવાના છીએ હું થોડુંક આજે આરોગ્ય ઉપર તમને લઈ જઈશ કે ગાય ઘરમાં શું કામ રાખવાનું કીધું ગૌશાળામાં ગાયનું સ્થાન નથી કીધું શાસ્ત્રમાં ગાય ઘરને આંગણે પરિવારનો એક સભ્ય છે અમુક રાખીએ છીએ ખબર હશે ગાય જેવા બહાર નીકળીએ ડેલીમાં ગાય હોય એમ આજે આદિવાસી વિસ્તારમાં જઈએ તો એનો ભરત જે રાખે ને એ ગાય ઘરના અંદર રાખે શું કામ તો ઘાયણમાં ત્રીસ મીટર સુધી પોઝિટિવ ઓળ આવે છે પોઝિટિવ વાયવ તરંગો સાત્વિક વાતાવરણનું નિર્માણ કરે ગાય જ્યાં ગાય હોય ને એમાં રહેવાની મજા આવે આનંદ આવે તમે કંઈક અહેસાસ કરજો પવિત્ર જીવ છે એના જે તરંગો નીકળે એ પવિત્ર હોય છે એટલે ઉદાહરણ તરીકે આપણે ક્યાંક કામે ગયા હોય ભાઈઓ ક્યાંક ખેતરમાં ગયા હોય ખોટા લોકો મળે અને ખોટા વિચારો કંઈક ખોટું ભૂસું લઈને આપણે ઘરમાં જઈએ તો ઝઘડો થાય પણ એના ઘરને આંગણમાં ગાય બાંધી હોય ઉવાથી જેવો વ્યક્તિ પસાર થાય ને ખોટા વિચારો લઈને ઉવા ગાયના પોઝિટિવ વેવ એના ઉપર છવાઈ જાય એટલે એનું મન છે એ શાંત થઈ જાય એટલે ખોટા વિચારો ભૂલાઈ જાય એમાં અને દિવ્ય વિચારો લઈને ઘરમાં જાય તો ઘરમાં ઝઘડા થાય નહીં એટલે ઘરને આંગણે ગાય અનિવાર્ય છે ઘરને આંગણે ગાય એટલા માટે રાખતા એટલા માટે ઋષિએ સંશોધન કરીને કીધું એ ગાયને આંગણે જે પછી આપણે ડેલીમાં બારે ઓલું ઉકેલો કરતા એટલે ગાયના પોદરા એનું જે વાસિંદુ કરીને રાખતા તો એ ગંદકી નથી એમ ગાયનું ગોબર છે એ રેડિયેશન રોકે છે ગાયનું ગોબર છે એ વાયરસ પ્રકારના રોગોને રોકે છે એટલે પોટેશન હતું પણ અત્યારે એના ઉપર આપણે આમ એઠવારો નાખ્યો ખાવાનું વધ્યું નાખ્યું એટલે ગંદકી બની ગયું બાકી ગાયનું ગોબર ક્યારે ગંદકી નથી એનાથી આપણે લીપણ કરતા ગોબરથી કરતા ને કોઈના ઘરમાં છે હવે લીપણ છે કોઈના ઘરમાં નથી કરો છો તો એ લીપણ આપણા વડીલો એને રૂપિયા નતા લીપણ કરી નાખતા એવું નતું એનું વિજ્ઞાન જાણતા હતા કે ગાયના ગોબરમાં એ તાકાત છે કે કોઈ પણ વેવને રોકે ઉદાહરણ તરીકે અત્યારે ઠંડો પવન આવે શિયાળાનો ઉતરવા આવે આમ પવન આવે ને એટલે એ લીપણ કરેલું આમ ટચ થાય એટલે અંદર ન જાય એના વેવ અંદર એને ભેદી ન શકે એટલે મકાન કેવું રહે હુફારું રહે શિયાળામાં મકાન ગોબરનું લીપણ કરેલું હુફારું રહે ગરમીનો એકદમ ગરમ ગરમ વેવ આવે એના એને ભેદી ન શકે એટલે ગરમીમાં મકાન કેવું રહે ઠંડુ રહે એક પણ વેવ વાયરસ તરંગને ગોબર ભેદી ન શકાય એટલે મકાન એ આપણે આખું પ્રોટેશન માટે એ એક લીપણ ખૂબ મહત્વનું હતું કોઈને વિશ્વાસ ના આવે તો એક પ્રયોગ કરજો દેશી ગાયનું ગોબર લેવાનું બે ફૂટ જેવો ઢગલો કરવાનો પછી એક મોબાઈલ છે એને પ્લાસ્ટિકની પન્નીમાં નાખીને વચ્ચે વચ્ચે દબાવી દેવાનું ચારે બાજુ ઓછામાં ઓછું એક ફૂટ રહેવું જોઈએ અને પછી બીજા મોબાઈલથી રિંગ વગાડવાની તો સામેથી જવાબ આવશે કવરેજ વિસ્તાર બહાર એના જે તરંગો છે એનું જે નેટવર્ક છે એ ગોબરને ભેદી નહીં શકે તો તમને એમ થશે કે એ તો એક ફૂટમાં દબાવી નહીં તો ન જ ભેદી શકે પછી તમારે ભેંસનું જર્સી એચએફ ઓસ્ટ્રેલિયન જે જનાવર છે એનું છાણ એ લીલો સૂકો ચારો ખાય છે એ પોદરો કરે છે એના પોદરા લેવાના એના બે ફૂટનો ઢગલો કરવાનો એક પ્લાસ્ટિકની પન્નીમાં મોબાઈલ નાખીને અંદર દબાવવાનો પછી બીજા મોબાઈલથી વગાડવાનો તો રિંગ વાગશે પછી તો ખબર પડશે ને બે અંતર છે ગાયના ગોબરમાં બાકીના છાણમાં શું અંતર છે એ પ્રેક્ટિકલ તમે પ્રયોગ કરી લેજો એટલે ગાયનું ગોબર એટલે અહીંયા મનોજભાઈએ અહીંયા જો લાગેલું છે મોબાઈલ રેડિયેશન ગોબર ચેપ્સ એની પેટર્ન પણ લીધી છે એના બધા સાયન્ટિફિક પ્રૂફ પણ કરાયા છે તો ગોબર છે એ ખૂબ મહત્વનું છે એટલે જ આપણે મૃત્યુ થતું ને ત્યારે નીકળી ચોકો કરતા આજે કરીએ શહેરમાં કોઈ શું કરો ક્યાંથી ગોતી આવો ગાય એચએફ એ જ છે બાકી દેશી જોવા નથી મળતી તો ના હાલે તો શું કામ કરતા એમ એ આપણા શાસ્ત્ર ઋષિમુનિ કહી ગયા હમણાં જર્મનના વૈજ્ઞાનિકે એના ઉપર સંશોધન કર્યું અને એને એવું કીધું એને કાંઈક વાયુ કીધું હું ભૂલી ગયો એને હું કીધું કે માણસનો જ્યારે આત્મા શરીરમાંથી નીકળી જાય એટલે એમાં જે એને કાંઈ બીમારી હોય રોગિષ્ટ હોય એના જે બેક્ટેરિયા એ બહાર નીકળવા માંડે તો બાકીના લોકો એને બોલાવવામાં અગ્નિ સંસ્કાર કરવા આવે એમ તો એને લાગુ ન પડે એટલે આપણા ઋષિમુનિઓ કીધું નીચે ચોકો કરી નાખવાનો તો ચોખ્ખો કરવાથી શું થાય તો ગોબરની જે સુગંધ છે એમાં સુગંધમાં એવો વાયુ છે કે એ બેક્ટેરિયાનો નાશ કરી નાખે બેક્ટેરિયાનો ખતમ કરી નાખે અને બાકીના લોકોને બેક્ટેરિયા લાગુ ન પડે એ જ રીતે આપણે સમસાન જાત્રા લઈએ આગળ એક હાંડીમાં દોણીમાં શું નાખીએ અડાડે લડાવીએ ઘરનો નાનો સભ્ય હોય બધાથી એને પોટેશન મળી જાય એ બધાથી પહેલાં હાલે એનો ધુવાનો બધા આગ ઉપર પડે એટલે બેક્ટેરિયાનો ઉમાં પણ નાશ થઈ જાય તો ગાયનું ગોબર ખૂબ મહત્વનું છે ગોબરની ચિકિત્સા પણ મહત્વની છે તો ગાય આખીને જો સમજીએ તો સમય નથી પણ હું મોટા મોટા અમુક અમુક મુદ્દા તમારા પાસે મૂકીશ કે ગાય ઘરને આંગણે અનિવાર્ય છે પેલો વસ્તુ પછી ઘણા એમ કહેશે છે અમે શહેરમાં કેમ રાખી શકીએ એ તમારો પ્રશ્ન છે ગાડી એક બે ત્રણ ચાર પાંચ થઈ જાય તો પણ વ્યવસ્થા થઈ જાય છે જેને શહેરમાં રાખવી છે હું જામનગરમાં એક ભાઈને ત્યાં જોઈએ બીજા ફ્લેટ ઉપર ગાયો રાખી છે સુરતમાં છ વર્ષ પહેલાં પાંચમા ફ્લેટ ઉપર ગાય એક ભાઈએ હું જોઈએ તો દર્શન કરીએ તો રાખી દે એમ તો જેને રાખવી હોય ગમે ત્યાં રાખી શકે બાકી ન રાખવી હોય તો ઘણા બધા બાના મળે છે અને શહેરમાં જાઉં ન જાઉં એ આપનો પ્રશ્ન છે એ સુરતનો નથી એમ કુદરતે એવું નથી કીધું શેર બનાવીને રહ્યો એમ કુદરતે એમ કીધું કે પ્રકૃતિ સાથે રહ્યો તો આનંદ છે પ્રકૃતિને સાથે રાખીને એટલે એ કોઈ પ્રશ્ન ન કરતા કે અમે શેરમાં ગાય કેમ રાખી શકીએ પણ ગાય વગર જીવન આજે નહીં તો કાલે શક્ય નથી એ વાસ્તવિક દર્શન ટૂંક સમયમાં બધાને થઈ જશે અને બીજું ગાયના ગોબર ઉપર અત્યારે એટલું બધું સરકાર સંસ્થાઓ વ્યક્તિગત અનેક સંશોધનો થઈ રહ્યા છે એટલે આવનારા પંદર વર્ષમાં છાપામાં જાહેરાત આવશે કે અમારા ગાયનું ગોબર ચોરાઈ ગયું એમ માન લો કે એક કોદરો એક વીસ હજાર હજારનો વેચાય એક કોદરો વીસ હજાર હજારનો વેચાય ચોરી થાય કે ન થાય તો આવનારા દિવસોમાં થવાનું છે મનુષ્યને જીવવું હશે તો એની જે મોટા ભાગની ઔષધિઓ ગોળીઓ એ ગાયના ગોબરમાંથી બનશે તો ગોબર ગાય હશે તો બનશે ને એમ ગાય સાચવી પડશે નહીં તો બધી ક્રોસ થઈ ગયા છે એનું નહીં હાલે એચએફ જર્સી કેટલા બધા આમ તમે જોશો ને અત્યારે એમ થાય કે ખૂબ ગાયો છે એમાં એંસી ટકા તો બહુ જ ગૌવંશ છે એમ માત્ર વીસ ટકા ગૌવંશ શુદ્ધ ગૌવંશ છે એની હું વાત કરું છું એની ઉપર પૂર્ણ ખૂંદો છે જે કાંકરેજ છે આપણે મુખ્ય ત્રણ પ્રજાતિ છે ગુજરાતમાં કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના જે ભાગ છે એમાં કાંકરેજ ગૌવંશ છે જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો અમુક ભાગ છે ત્યાં ગીર છે અને દક્ષિણ માં જે છે દક્ષિણ ગુજરાતમાં ડાંગી છે તો જે વિસ્તારમાં જે પ્રકૃતિએ જે ગાયનું નિર્માણ કર્યું એ ગાય રાખવી ગીરવાળા ગુજરાતવાળા ક્યારેક ન રાખવી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌ કચ્છવાળા ક્યારેક ન રાખવી કારણ કે પ્રકૃતિને જે વ્યવસ્થા એનું ટૂંકમાં કહી દઉં એ ઉદાહરણ તરીકે કચ્છ એવો છે કે જ્યાં વરસાદની અનિયમિતતા છે ક્યારેક દુકાળ પડે ક્યારેક અતિરેક પડે ક્યારેક બહુ ઠંડી પડે ક્યારેક તો એમાં બધેમાં સંઘર્ષ કરી શકે માણસો સંઘર્ષી છે અહીંયા અને ગાય છે ને એ ત્રીસ કિલોમીટરને રોજ ચલાવો ને એ ત્રીસ કિલોમીટર સુધી દૂર દૂર જાય ને ચડીને આવે તો દૂધ ઓછું ના કરે પણ ગીરને એટલું હલાવો તો દૂધ ઓછું થઈ જાય તો ગીરમાં એવું છે કે આજુબાજુમાં એને ચરિયા મળી જાય છે કચ્છ એવો છે કે એને દૂર દૂર જવું પડે ક્યારેક બે દિવસ પાણી ન મળે તો કાંકરે જ જાય છે એ બધું જ સહન કરી લે એટલે સ્વભાવે તે જ છે કારણ કે એને પોતાનું રક્ષણ કરવું પડે છે એટલે કચ્છની ગાય છે સ્વભાવે તે જ હોય છે પણ સૌરાષ્ટ્રની જે ગીર છે એ માયારું છે પ્રેમાળ છે ઓમાના માયા માણસો પણ પ્રેમાળ છે માયારું છે માન લો કે આ બે ગાયો છે ને એને કદાચ હું ઊંચા ઊંચા પ્રહાર છે જે ડાંગમાં ને મોટા મોટા ડુંગરો છે હું એ ગાયો હોય તો એ માથે ચડીને પાછી આવે ના આવે કે આચર તૂટી જાય કાં પોતે થાકી જાય પગ ભાંગી જાય તો હું નાની ગાય બનાવી ડાંગી એમ ગમે એ પહાડમાં ચડીને પાછી આવે એમ એ કદાચ દૂધ ઓછું આપે પણ એની ગુણવત્તા આપણું કદાચ બે લીટર દૂધ પીએ તો એક લીટર પીએ તો એટલા જ તત્વો મળે તો જે વિસ્તાર જે પરિસ્થિતિ એના પ્રમાણે ગાયનું નિર્માણ કુદરતે કર્યું છે એમાં આપણે છેડછાડ ક્યારે કરવી નહીં જે વિસ્તારમાં કુદરતે આપી છે એ ગાયનું પાલન કરવું હવે આરોગ્યમાં ગાય કેટલી મહત્વની છે એવું થોડું ચિંતન કરી લઈએ તો ગોબરની વાત હાલતી હતી તો ગોબર ચિકિત્સા પણ ખૂબ મહત્વની છે એવો બે ત્રણ તમને બાકી ઘણા બધા છે બે ત્રણ બહાર દઈ દઉં જેને ઘૂંટણ દુખે છે આપણામાંથી તો કોઈ નહીં હોય છે ગુડા એમને ગુડા દુખે જેવા લોકોએ દેશી ગાયનું તાજું ગોબર લેવાનું અને એને લોખંડની તવીમાં નોન સ્ટિકમાં નહીં લોખંડની તવીમાં એમાં થોડુંક ગૌમૂત્ર અથવા પાણી નાખી થોડું ઢીલું કરી અને નવશેકું ગરમ કરવાનું નવશેકું ગરમ થઈ જાય એટલે ઉતારીને એક ચમચી હળદર પાવડર જે સાચી હળદર બજારવાળી લાકડાના વેરવાળી નહીં જે સાચી હળદરો એનો એક ચમચી પાવડર નાખી અને ઘૂંટણને ચાર બાજુ લગાવી દેવાનું અડધો કલાક એક કલાક રાખવાનું પછી ઠંડા પાણીથી ધોઈ નાખવાનું એક કામ બીજું કામ સાંજે ઘણી બધી ગૌશાળાઓ માલિશ તેલ બનાવે છે એમાં ગોબરનો રસ ગૌમૂત્ર એમાં સિદ્ધ થાય છે એટલે એની ગુણવત્તા ખૂબ વધી જાય છે હવે ગૌશાળામાંથી માલિશ તેલ લેવાનું એનું હલકે હાથે આજે માલિશ કરવાનું આ બીજું કામ ત્રીજું કામ સાંજે સૂતી વખતે દેશી ગાયના વલોણાનું ઘી આપણે જે નાભી છે ડૂટી છે એમાં પાંચ બુંદ નાખી અને આજુબાજુ માલિશ કરવાનું આ ત્રણ કામ કરો ડોક્ટરે કદાચ તમને ઘૂંટણ બદલવાનું કીધું હોય ગેરંટી આપો કે ઘૂંટણ બદલવા નહીં પડે આવા કેટલાય ઉદાહરણો છે તો સહજ છે ને વગર પૈસે છે પણ આપણે કરશું નહીં કારણ કે ગોબર છે ને મફત છે એટલે પૈસા લઈને જઈ મળશે ને ત્યાં કરશું અનુભવ છે ઘણા ઓછા લોકો કરે છે હમણાં સરકારી રૂપિયા દે છે ને બદલાઈ આવે ડાયરેક્ટ એ બે ત્રણ વર્ષ હાલશે પાંચ વર્ષ હાલશે પાછા બેસી જશો એના કરતાં એનું એક હું પણ છું એમ મને છે ને પેલી પીવાની આદત બહુ હતી એમ દારૂ નહીં તમે બધા દારૂ જમજ્યા છો એ જમજે ને Thums Up Pepsi Coca Cola cold drinks છે ને બહુ પીતો હું રોજ દોઢ લીટર પી જતો ઓગણીસો નવ્વાણુંમાં મારા બંને ઘૂંટણ હું મંદિરે જાઉં પગે ન ચડી શકતો પછી બંને ઘૂંટણ ડૉક્ટર બદલવાનું કીધું અમદાવાદનો શ્રેય હોસ્પિટલ છે ત્યાં હું ઓગણીસો નવ્વાણું બતાવ્યું અને બદલવાનું કીધું પછી ખર્ચો વધારે કીધું એને કીધું કે સારું નાખશો તો પંદર વર્ષની ગેરંટી આવશે પછી તે દિવસે મને એ દવા પીવાનું થોડી બોલવી જતું પછી ઉનાની અંદર એક પાંચાભાઈ દમણિયા વૈદ છે એમની પાસે ગયો ટૂંકમાં કહી દઉં પછી એને મને બે ત્રણ ફાંકી દીધી પછી ગાયનું ઘી પીવાનું કીધું એ આ છાણને લગાવવાનું કીધું એ ચાલુ કર્યું તો હું આજે ઘૂંટણ બદલવા નથી પડ્યા આજે યુવાન ભેગું હું દોરી શકું છું આજે આ શરીરે હું નારિયેલના ઝાડ ઉપર ચડી શકું છું મારા ઘૂંટણ આજે પલાખી વાળીને આખો દિવસ બેસી શકું છું ગાયની કૃપા છે તો આપણે બધા પ્રયોગ મેં કીધો એ સો ટકા કારગત છે અને એવા કેટલાય હમણાં એક બેનને હમણાં જ લગભગ પંદર દિવસ પહેલાં એમ ઓપરેશન કરવાનું કીધું હતું અને ચાલુ કરાયું એ હાલી નહોતા આગતા આજે પંદર દિવસ પછી ઉપખની બેસી શકે છે તો બીજું કોઈને કમરમાં મણકામાં ગાદીમાં તકલીફ છે એવા લોકોએ દેશી ગાયનું ગોબર લેવાનું એમાં થોડુંક ગૌમૂત્ર નાખી અને થોડુંક નરમ કરવાનું અને જમીનમાં ઊંધા સૂઈ જવાનું પીઠ ઉપર છાતી નીચે અને અહીંયા ખંભાથી કરી અને કેર સુધી આખામાં ઉપર લીપણ કરી દેવાનું અને પછી એક કલાક સુધી ઊંધા સુઈ રહેવાનું એક કલાક પછી ઠંડા પાણીથી ધોઈ નાખવાનું સાફ કરી નાખવાનું અને સાંજે હલકે હાથે માલિશ જે તેલ છે ગૌશાળાનું એનું હલકા હાથે માલિશ તેલ કરવાનું આ બે કરવાથી આમાં એંસી ટકા રિઝલ્ટ છે એમ ઘૂંટણમાં સો ટકા સો ટકા છે કમરમાં મણકામાં ગાદીમાં સોળ લોકોમાંથી એંસીને ગેરંટી સાથે લાભ થશે એ જ રીતે બાળકનો જન્મ થવાનો હોય ત્યારે મોટા ભાગે ડૉક્ટર એમ કે ઓપરેશન કરવું પડશે અને આજે એ ખૂબ પ્રમાણ વધ્યું છે એમાં ત્રણને નુકસાન થાય બાપનો પૈસો પણ જાય માનું શરીર બગડે અને બે બાળકનું જન્મકુંડળી બગડે તો ત્રણેયને ઠીક રાખવું હોય વગર પૈસે કરવું હોય તો સો ટકા કારગર આ પ્રયોગ છે શું કરવાનું દેશી ગાયનું તાજું ગોબર લેવાનું પણ એ ગાય શહેરવાળી નહીં ચાલે એમ જે થોડું પ્લાસ્ટિક ખાતી હોય એવી ગાય નહીં જે જંગલમાં ચરી આવતી હોય અથવા સૂકો લીલો ચારો ખાતી હોય એવી ગાયનું ગોબર લેવાનું કેટલું લેવાનું તો ત્રણ પ્લેટ ત્રણ કિલો જેવું લેવાનું એમાં વીસ પચીસ વધીને ત્રીસ એમએલ ગૌમૂત્ર નાખવાનું પછી એ કપરામાં નાખી અને એને નીચોવાનું જો સમય હોય તો ટીંગાડી દેવાનું તો ટીપુ ટીપુ પડશે નહીં તો હાથે દરબાર નીચોવાનું એક કપ એટલે સો દોઢસો એમએલ ગોબરનો રસ ભરી લેવાનો એ રસ ભરાઈ ગયા પછી એમાં પાંચ પાન તુલસીના આપણે જે તુલસી હોય ને પાંચ પાનને આમ હાથેથી મસરી નાખી દેવાના ફરીથી ગાળી લેવાનું જ્યારે બેનને પશુતાની પીડા ઉપરે ત્યારે અથવા ડૉક્ટરે એમ કીધું છે કે એના ગર્ભાશયની અંદર પછી પાણી સુકાઈ ગયું છે અથવા એમ કીધું બાળક ઊંધું થઈ ગયું છે બાળક ઓરમાં વીટાઈ ગયું છે એનું મુખ ખોલતું નથી હવે તો ઓપરેશન જ કરવું પડશે આ સમયે જો બેનને પીરાવી દેવામાં આવે ગેરંટી સાથે કલાક વધીને દોઢ કલાકમાં નોર્મલ ડિલિવરી થાય થાય થાય અને થાય જ એમ મેં મારા હાથે દોઢસોથી વધારે બહેનોને નોર્મલ ડિલિવરી કરાવી હમણાં કાર્યક્રમ ચાલુ થયો ને એનાથી બે મિનિટ પહેલાં ફોન આવ્યો એમ અને એમને હમણાં પ્રયોગ કરાવ્યો એનો ફરી ખબર ફોન આવશે કે નોર્મલ થઈ ગઈ તો સો ટકા કારગત છે બરાબર ને તો ગોબર ખૂબ મહત્વનું છે હું ઘીના બે ત્રણ પ્રયોગો કહી દઉં એક જ ઘી નાકમાં નાખવાથી અનેક લાભો થાય છે સાંભળી લઈએ લખવામાં તો હું લખાવીશ તો મોરું થશે કારણ કે મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લઈ પછી એમાં મૂકી દેશું બેન રેકોર્ડિંગ કરી લે પછી એ ગ્રુપમાં તમારે મૂકી દેશે બરાબર ને તો જેમને રાત્રે નિંદર નથી આવતી નસકોરા વધારે બોલે છે નાકમાં મસો થઈ ગયો છે આંખમાં બળતરા છે આંખમાં નંબર છે કાનનો પડદો તૂટી ગયો છે કાનમાં અવાજ આવે છે કાનમાં દુખાવો છે આધાશીસી છે કાયમ જેને માથું દુખે છે નાની ઉંમરમાં જેના સફેદ વાર થઈ ગયા છે જેમના વાર ખરે છે જેમને માનસિક તકલીફ છે જેને ઋતુ બદલે વારંવાર છીકો ઉધરસ આવતી હોય જેમને યાદશક્તિ કમજોર થઈ ગઈ છે જેમને માનસિક અસ્તવ્યસ્ત માનસિક જેને ભૂલી ગયા હોય જેમને લંકવા થઈ ગયો છે આવા બધા જ લોકોએ રોજ રાત્રે સૂતી વખતે દેશી ગાયના વલોણાનું ઘી શબ્દ યાદ રાખજો દેશી ગાય અને વલોણું મોટરવાળું નહીં મોટર રોડ હાલશે પણ લાકડાનું હોય અને એની સ્પીડમાં હાલે હાથેથી જે વલણું થાય એની સ્પીડમાં હાલે એવું જે ઘી એ વલોણાનું ઘી આપણે બેનીમાં ભરી અને બે ભાગમાં બટાઈ જાય અત્યારે ખૂબ ઠંડી હોય ને તો જે ઓરિજિનલ જે ઘી હોય ને ઉપર લિક્વિડ હોય અને નીચે ઘન સ્વરૂપે બેસી જાય ઘન સ્વરૂપે બેસી જાય પૃથ્વી તત્વ છે અને ઉપર જે છે એ જ તત્વ છે તો આપણે ઉપરનું તેજ તત્વ લિક્વિડ ઘી લેવાનું મેં જેટલા રોગ કીધા બધા જ રોગમાં માત્ર ને માત્ર નાકમાં નાખવાનું છે તો કઈ રીતે નાખવાનું તો જેને વધારે તકલીફ છે એને દિવસના ત્રણ વખત જેને સામાન્ય છે એને રાત્રે સૂતી વખતે મસ્તક છે એ ખાટલાની પાછળ ઢાળી દેવાનું ત્રણ બુંદ આમાં નાખવાના ત્રણ બુંદ આ નાખવા નાખવાના એકદમ ધીમેથી શ્વાસ લેવાનો એ ઘી ગળામાં નાવું જોઈએ સીધું મગજમાં જવું જોઈએ એવું ન થાય તો થોડીક વાર મોઢેથી શ્વાસ લઈ લેવાનો હું બે ત્રણ મિનિટ રહેવાનો ગેરંટી સાથે મેં જેટલા રોગ કીધા મટે મટે મટે અને મટે તન તન વર્ષ જે લોકો કોમામાં હતા એવા લોકોને આ નસી અને ઘીનું માલિશ કરાવી અને એ આજે હલતા થઈ ગયા છે તો દુનિયામાં આના જેવું કોઈ ઘી છે ને સૂક્ષ્મ તત્વ છે એટલે એ મગજ સુધી પહોંચે છે દુનિયાના ગાયના વલોણાના ઘી જેવું એક સૂક્ષ્મ તત્વ નથી એમ એટલે ગાયનું ઘીનું માલિશ કરવાથી જેને વાયુ પ્રકૃતિ હોય એને વાત વાયુ થતા હોય ફરતો વાયુ હોય એને ગાયનું ઘીનું અઠવાડિયામાં માલિશ કરવાથી ખૂબ લાભ થાય પછી જેને તેજા ગરમી છે એવા લોકોએ પગના તરિયામાં સાંજે ગાયનું ઘી અથવા માખણ લગાવી અને કાંસાની કટોરી અથવા કાંસાનો વાટકો થાળી જે હોય એનાથી ઘસવાનું બરાબર અને થોડું ઘી હાથમાં લઈ અને માથામાં માલિશ કરવાનું ગમે એવી તેજા ગરમી હોય એને દૂર કરવાનું કામ આ ગાયનું ઘી કરશે કોઈને કેન્સર થયું હોય પછી એને શેક લીધા હોય કીમો કરાયા હોય પછી એને એટલી ગરમી હોય કે માથાના વાર પણ નીકળી જાય આવા લોકો હોય આ તો કરવાનું પણ એની સાથે એને એક તગારું લેવાનું ગાયનું ગોબર એમાં એક કોદરો નાખવાનો એક કિલો ઉધઈના રાફરાની માટી એ નાખવાની પાણી નાખી રબડી જેવું કરી અને કાંડા સુધી પગ રોજ એમાં એક કલાક પલારીને બેસવું તો ગમે એવી શરીરની ગરમી હોય તેજા ગરમી હોય એ જળમૂર્તિ કાઢવાનું કામ આ ઘી માટી અને ગોબર કરશે તો સરળ છે ને ઘણાને મનાય નહીં મને લાને એમ થાય કે આ તો મેઘજીભાઈ દીધા રાખે એમને બીપી હાઈ થઈ ગયું એમને પેલી ડોક્ટર મપાવી લેવાનું એમાં તો મેઘજીભાઈ નહીં આવે એમાં હમણાં ટેકનોલોજી આવશે ને બીપી મપાવો શું કે બ્લડ પ્રેશર એનું હાઈ થઈ ગયું હોય એને પેલી ડોક્ટર મપાવી લેવાનું પછી ગાયની બાજુમાં જવાનું ગાયની આગળ જે ગદ કમલ છે મોઢાથી કરીને પગ સુધી જે ઝાલર છે હું જમણો હાથ આમ પંદર મિનિટ મોઢાથી લઈ આવવાનું પગે ઉપર લેવાનું મોઢાથી લઈ આવવાનું આ રીતે ફરાવવાનું પંદર મિનિટ પછી બીપીનો ચેક કરાવવાનું અને નોર્મલ આવે તો તો મનાશે ને પ્રયોગ કરી લેજો રોજ દસ પંદર મિનિટ ગાયને ગદગમનમાં હાથ ફરાવી લો જિંદગીમાં બીપીની ગોળી લેવાની જરૂર નથી જેનું બીપી લો થઈ જાય ડાઉન થઈ જાય ઘટી જાય એવા લોકોએ પગથી ઉપરવાનો પગથી મોઢા સુધી પગેથી લઈ જવાનું મોઢા સુધી ઉપર લઈ જવાનું તો બીપી નોર્મલ બીજો એક પ્રયોગ ઘણી વખત ઘરમાં ઝઘડો થાય ને ક્રોધ આવી જાય ઘણાને પછી ઉતરે નહીં ઘણાને ઉતરી જાય ઘણા ને બીજા ઉપર ખાર ન કાઢે ને અહીંયા કેવા હતા ઉષાના ખાર મૂસા ઉપર એમ એટલે જ્યાં સુધી બીજા ઉપર ખાર ન કાઢે ત્યાં સુધી ક્રોધ શાંત ન થાય આવા લોકો ગાય ની બાજુ જવાનું ગાયના જે સિંગ છે જેના સિંગના છે એ જમણો હાથ છે સિંગનામાં દસ પંદર મિનિટ ફરાવવાનો દસ પંદર મિનિટ ફરાવવાથી તરત જ ક્રોધ શાંત થઈ જશે મન છે એકદમ પ્રફુલ્લિત થઈ જશે પ્રયોગ કરજો એ તો પ્રત્યક્ષ અનુભૂતિ થશે ને પ્રયોગ કરી લેજો ખોટું તો મને ફોન કરજો બરાબર ને સાચું તો બીજા બાટવાનું ઘણી વખત શરીર થાકી જાય આખો દિવસ કામ કરી કરીને આમ લોથપોથ થઈ જાય હવે તો થાકે નહીં બહેનો તો હવે કરાર કરે અમારી ડિગ્રી કામ નહીં કરે અમારી ડિગ્રી વાસિંદા નહીં કરે અમારી દીકરી કે ખેતી કામ નહીં કરે અમારી દીકરી છે ને કે કપડા નહીં ધોવે અમારી દીકરી છે ને રસોઈ નહીં કરે તો તારી દીકરીને પહેણાવે શું કામ દરિયામાં નાખી દેવાય પ્રકૃતિનો સિદ્ધાંત છે કર્મ કરવો એ અમે કિણીથી લઈને હાથી સુધી દર્શન કરી લો એ રોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે એ બધા જે પરિવાર સાથે સૂર્ય ઉગે ત્યાં સુધી ગીલો ગીલો કરે છે અને સૂર્યનારાયણના દર્શન થાય બધા જ પોતપોતાના કામે નીકળી જાય છે એ રોજ મહેનત કરે રોજ ભગવાન એને આપી દે ક્યારે ભૂખ્યો ન સૂર આવે એ માણસ જ એવો છે કે ભગવાન ઉપર વિશ્વાસ નથી એટલે એ હરામનું લેવાનું સાત પેદીનું ભેગું કરવાનું એટલે દુઃખી છે માણસ બાકી જે કર્મ કરે મહેનત કરે ને ભૂખ્યો સુવડાવે તો મારા ઘરે હું આવજો હું એને ખવડાવીશ રોજ મહેનત કરો ભગવાન આપી દેશે આપણે મહેનત નથી કરવી એમ અને પછી હું રૂપિયા રહીને કસરત કરવા જ આવી છે ખેતરમાં બે કલાકમાં પસીનો પારવો હોય આપણે રૂપિયા દેવા પડે ને હું આગળ ઊંધું એમ હું આગળ આપણે પસીનો પારવા જાવ તો સામેથી રૂપિયા દેવાના હા આ કેનો ન્યાય મહેનત કરીને પૈસા દઈ આવવાના આવી મૂર્ખાઈ ન કરતા ઘરે મહેનત કરી લો ને એમ તો મહેનતથી નહીં ભાગવાનું ગાય ખેતીમાં જોડાવું ને તો મહેનતથી ભાગશો એક અહીંયા આવવાની જરૂર નથી એમ મહેનતથી પણ તમારે તમે સાંભળ્યું કે અમારી બેન આજુબાજુમાં રાત દિવસ મહેનત કરતા મરી ગયા આ ભાઈ રાત દિવસ મહેનત કરતા મરી ગયા એવું સાંભળ્યું પણ આમ ખુરશીમાં બેઠા બેઠા આમ ડોક નમાઈ નાખીએ એવું સાંભળ્યું હશે ખુરશી બેઠા બેઠા ડાયાબિટીસ થઈ ગયું સાંભળ્યું છે તો મહેનતથી બહેનો ભાઈઓ ક્યારે ભાગતા નહીં મહેનત કરી લેજો ક્યારે નહીં થાય થાકોરો તેમ છતાંય થાકોરો લાગે કામ કરીને કદાચ શરીર થાકી ગયું હોય અથવા કંઈક ટેન્શન આવી ગયું ઉપાધિ છે અમે એકદમ તણાવમાં જીવીએ છીએ ગાયની બાજુમાં જવાનું ગાયની ઉપર જે પંપ છે ખૂંદ છે એ ખૂંદ ઉપર એ ખૂંદથી આપણો જમણો હાથ છે એ ખૂંદથી કરી અને આમ પૂછરા સુધી ખૂંદથી કરી અને પૂછરા સુધી દસ પંદર મિનિટ ફરાવવાનો ખૂબ પોઝિટિવ ઉર્જા અને તમારા શરીરમાં આવશે તમારું થાકોરો દૂર થઈ જશે તમારું મનનું ટેન્શન એકદમ હરવા ફૂલ જેમ થઈ જશે આનંદ આનંદ આવી જાય તમે પ્રયોગ કરજો એટલે દુનિયાના પાંચ દેશમાં ગાય સાથે રહેવાના ગાયને હિલિંગ કરવાના ગાયને બખ ભરાવવાના પાંચ હજારથી કરી અને પચીસ હજાર રૂપિયા ચાર્જ છે આપણે મફત છે એટલે વેલ્યુ નથી પણ કોઈ કાલે ચાલુ કરે કે તમારે તણાવ દૂર કરવો હોય તમારો ઠાકોર દૂર કરવો હોય તો પાંચસો રૂપિયા લઈને થશે તો લોકો લાઈન લાગશે અમારે એક ભાઈએ કીધું કે ગોબર સ્નાન નવ્વાણું રૂપિયા એને જાહેરાત દીધી હું એકથી જોવા ગયો મેં કીધું આ નવ્વાણું રૂપિયામાં લોકો ઘરે ઘરે ગાયો નવ્વાણું રૂપિયામાં સ્નાન કરવા થોડા જતા હશે હું જોવા ગયો તો હું ગયો તો લાઈન લાગી હતી એમ કરે શું એક ડોલ લે મેં ગાયનો પોતરો નાખી પાણી હલાવીને નહીં દે એમ નાહી લે નવ્વાણું રૂપિયાનો પોતરો થઈ ગયો ને એમ રૂપિયા લઈને આપણે બધાને મજા આવે મફતનું મજા નથી એમ તો બધા પ્રયોગ કરજો મફત છે પણ વિદેશમાં રૂપિયા આપણે મફત છે તો તમને પ્રેક્ટિકલ અનુભૂતિ થશે બહેનો છે એટલે ઘણી વખત બાળકને નજર લાગે કે તમારે ન લાગે કોઈ ઠીકરા ફોરે કોઈ ભૂવા કણે જાય કોઈ પીર કણે જાય ક્યાં જવાની જરૂર નથી ગાયનું જે પૂછનું છે ને નજર એટલે નેગેટિવ જાય છે મારી પણ લાગી થાય અંદરથી નીકળે આ મારી લાગે બાળક રોયા રાખે હું બને રાખે એવું જોયે ને કે બીજું કાંઈ હોય એવું જોયે ને તો એ નેગેટિવ ઉર્જા છે તો ગાયનો પૂછડામાં પોઝિટિવ ઉર્જા છે ગાયનું પૂછડું છે અથવા ગોબરથી સ્નાન કરાવશો એ થઈ જશે એ નથી કરાવું તો ગાયનું જે પૂછડું છે બાળક ઉપર એક વખત બે વખત આમ સાત વખત ઉછીને આમ ઝટકો મારો તો તમારે નજર ઉતરી જશે બાળક તમારું એકદમ ઠંડુ થઈ જાય શાંત થઈ જાય તો મના છે ને પ્રયોગ કરજો મેં નથી કીધો યશોદા માતા પ્રયોગ કર્યો ગાયનું પંચગવ્ય છે પંચગવ્ય ખબર છે ને ગાયના પાંચ ગવ્ય ગાયનું દૂધ ઘી દહીં ગોબર અને ગૌમૂત્ર એ વિષ નાશક છે કોઈને સરફ વર્ગી ગયો વિષી વળગી ગયો એને ગાયનું પંચ ગયો તરત પીવડાવી દો ક્યારે મૃત્યુ નહીં થાય ગેરંટી એટલે દર મહિને જો આપણે પંચગવ્યનું પાન કરી લઈએ તો ભૂલથી બજારમાં ખાધેલું વિષેલું તત્વ બજારનું નેગેટિવ ઉર્જાવાળું તો એ ખાવાથી શરીરને શુદ્ધિકરણનું કામ વિષ કાઢવાનું કામ એ પંચગવ્ય કરે છે તો પંચગવ્યનું પાન કરવું જોઈએ તો સમ માત્રામાં બધું લેવાનું એક એક ચમચી અને પછી પી જવાના પંચગવ્ય ખૂબ મહત્વનું છે ગાયનું દૂધ છે બધા સાંજે સૂતી સૂતી વખતે લેવું એ ઉત્તમ છે કારણ કે પૂર્ણ આહાર છે એની કોઈની સાથે ન લેવાય તો સૂતી વખતે તાજું દૂધ લેવાનું અત્યારે તો વાસી આવે એમ આવે ને આપણા શાસ્ત્રમાં એમ કીધું છે દૂધ સીધે સીધું પીવું તો એક કલાક સુધી પી શકાય પછીના સાત કલાક ગરમ કરીને પી શકાય આઠ કલાક પછી દૂધ પીવાય નહીં પછી એનું દહીં બનાવીને દહીં ખાઈ શકાય એની છાશ પી શકાય એનું માખણ ખાઈ શકાય એનું ઘી ખાઈ શકાય આઠ કલાક પછી દૂધ પીવાય નહીં પાઉસમાં તાજું જ આવે ને <laughs> હા થોડું તાજું જ આવે ને તો એ દૂધ સાતમા દિવસે તમારા ઘરે આવે એમાં ઝેર છે ધીમું ક્યારે ન પીવાય એમાં બાવીસ જાતના કેમિકલ નાખી એ ધીમું ઝેર છે એના કરતા પાણી પી લેવાય એ દૂધ ક્યારે પીવાય નહીં તો ગાયનું દૂધ છે એ ઉત્તમ છે ભેંસનું દૂધ પણ પીવાય નહીં ડોબા જેવું થવું હોય તો પીવાય તમને એક સાદું ઉદાહરણ લઈ દઉં અહીંયા માની લો કે પચીસ ભેંસો હોય એના પાડા પાડીને છૂટા મૂકવામાં આવે તો એ માને શોધી ન શકે ગમે એ ભેંસમાં જઈને મોઢું નાખે એમ ભેંસ લત મારે ત્યાં ખબર પડે કે આ મારી નથી એવું બે ત્રણ પ્રયત્ન કરે ને માને શોધી શકે એમ એની જગ્યાએ સો ગાયું હોય ને સો ગાયના વાછરા વાછરે છૂટા મૂકો એમ બે દિવસનું બચ્ચું વાછરું હશે તો એની માને શોધી લેશે એટલે જાતિ અમારે કદાચ તમારા બાળકો તમને ભૂલી જાય ને દોષ ન દેવાનો કારણ કે તમે ભેંસ નો પીવડાવ્યું સવારે દસ વાગ્યા સુધી સુવરાવી રાખવા તો ભેંસનું પીવરાવાય તાજી વેવાલી ભેંસ હોય એનું પાડું પાટી હોય એને આમ દિલ થી છૂટું મૂકી દેવાનું ધાવવાનું જેટલું ધાવવું ધાવ્યા પછી પાડું પાડું છે ને આમ સુઈ જશે ને ઘેન ચરશે અને ગાયનું વાછરું વાછરી હોય તાજી વેવાલી ગાય હોય એને મૂકી દેજો એ ધાયા પછી કૂદા કૂદી દોરા દોરી એમાં સ્ફૂર્તિ આવી જશે એમાં તેજ આવી જશે એમાં શૌર્ય આવશે તો કયું પીવડાવું તમારા માટે જો એને ભેંસનું પીવડાવશો સવારે દસ વાગ્યા ઉઠશે નહીં ગાયનું પીવડાવશો સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગશે તો દૂધ છે એ શાસ્ત્રમાં આઠ પ્રકારમાં ભેંસનું એક દૂધ છે કે જેને નિંદર ના આવે એમને રાત્રે ભેંસનું દૂધ પીને સુવાનું કીધું છે પણ ક્યાં સુધી જ્યાં સુધી અનિંદ્રાની તકલીફ છે ત્યાં સુધી લેવાનું કીધું છે જેમનું શરૂ એકદમ પતલું છે એમને દિવસના ત્રણ વખત ભેંસનું દૂધ પીવાનું કીધું છે પણ ક્યાં સુધી કે જ્યાં સુધી એનું શરીર ઠીક ન થઈ જાય ત્યાં સુધી એવા આઠ પ્રકારના પાણીનું ઔષધ તરીકે શાસ્ત્રમાં બતાવ્યું છે પણ દૂધ પૂર્ણ આહાર એટલે ભગવાને ગાય ભેંસમાં વિશેષ શક્તિ આપી છે કે બે આચર એના બચ્ચાના બે આચર છે એટલે દોહન શબ્દ છે એ કાઢેલું દૂધ છે એ આપણા પોષણ માટે લઈ શકાય દૂધ છે એ પૂર્ણ આહાર છે એ દૂધ પીવાથી તેજ વધે છે જે નાનપણથી જ ગાયનું ઘી દૂધ માખણ ખાય છે એને ક્યારેય ચશ્મા આવતા નથી પૂરતી માત્રામાં કહું છું ખાલી ઊંઘતા હોય તો કાંઈ ન થાય તો એ તેજ વધારે છે એ શક્તિ વધારે છે આયુષ્ય વધારે છે માખણ છે એ બધાએ ખાવું છે બુદ્ધિવર્ધક છે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ બુદ્ધિવર્ધક કોઈ ટોનિક હોય ને તો માખણ છે આપણે કુસરાને ઓળખીએ ફોટો જોયો નાનો હું એના હાથમાં અને આપણે ચોર બનાવી દીધા જેના બાપને ઘરે નવ લાખ ગાયો હોય અને માખણની ચોરી કરવી પડે મનાય તમારા ઘરે બે પાંચ ગાયો હોય તમારા બાળક બાજુ માખણની ચોરી કરવા જાય પણ આપણે માખણ ચોર કહીએ પણ એનો કાંઈ સાર આપણે કાઢ્યા નહીં એનો સાર એ હતો એ જે ગોકુળનું માખણ હતું એ મથુરામાં જતું હતું મથુરામાં કંસ હતો એ રાક્ષસી વૃત્તિ નહોતો એની સામે શ્રી કૃષ્ણ ભગવાનને યુદ્ધ કરવું હતું જો એ મથુરાના લોકો જો એ માખણ ખાય તો એ બુદ્ધિશાળી બને એ પરાક્રમી બને નિડર બને શક્તિમાન બને એ શ્રીકૃષ્ણ ભગવાનને મંજૂર નહોતું એટલે મટકી ફોરી ચોરી કરી અને ગામના જે યુવાનો હતા ગામના જે ગુવારી હતા જે બાળકો હતા એને ખવડાયું અને એક સમાજને મેસેજ આપ્યો કે ચોરી કરવી પડે તો ચોરી કરીને બાળકને માખણ ખવડાવો આપણે તો અભાગી હવારે ઉઠીને કુરકુરિયા ખવડાવીએ એફરું ખવડાવીએ બિસ્કિટ ખવડાવીએ ટોસ ખવડાવીએ ન ખવડાવવાનું ખવડાવીએ પછી અપેક્ષા રાખે કે મારું બાળક તંદુરસ્ત થાય મારું બાળક નિરોગી થાય મારું બાળક શ્રીકૃષ્ણ ભગવાન જેવું થાય ક્યારે ન થાય કુરકુરિયા જેવું થાય રોજ હોસ્પિટલ ઊભું હોય માખણ બુદ્ધિ વર્ધક બુદ્ધિ ક્યારે વધે તો આજનું વિજ્ઞાન એમ કહે છે કે સત્યાસી ટકા બુદ્ધિનો વિકાસ એ માતાના ઉદરમાં થઈ જાય તેર ટકા બુદ્ધિનો વિકાસ એક વર્ષથી કરીને અગિયાર વર્ષનો બાળક થાય તો શું કરવું પડે કે માતાના ઉદરમાં જ્યારે બાળક આકાર લેતું હોય અને પાંચમો અને છઠ્ઠો મહિનો ચાલતો હોય ત્યારે માતાએ ભરપૂર માત્રામાં ગાયનું માખણ અને ઘી ખાવું જોઈએ અને બાળકનો જન્મ થાય એક વર્ષથી કરીને અગિયાર વર્ષના બાળકને રોજ સવારે ભરપૂર માત્રામાં ગાયનું માખણ ખવડાવવું જોઈએ તો અગિયાર વર્ષ પછી તમારા બાળકને ટ્યુશન મૂકવાની જરૂર નથી એટલું યાદશક્તિવાળું એટલું દિવ્ય એટલું પ્રભાવશાળી એટલું બુદ્ધિશાળી બાળક થશે તમે પ્રયોગ કરજો મેં કેટલાય બેનો ઉપર પ્રયોગ કર્યા છે અને એના બાળકોને તમે આમ જુઓ ને ફટાફટ તરત જ જવાબ એમ સામે તરત જ પ્રશ્ન પૂછો એટલે જવાબ માખણ છે બુદ્ધિવર્ધક છે આપણે માખણ ભૂલી ગયા બજારના લોંદા કઈ ખાઈએ શું ખાય બટર ને શું હું ભગવાન જાણે મને નામ નથી આવડતું તો માખણ ખાવાનું કીધું છે શાસ્ત્રમાં આરોગ્ય બુદ્ધિવર્ધક છે પછી દહીં છે અઠવાડિયામાં સવારે પાંચ દિવસ ખાવું છે તમે ઓછો ચાલ ટૂંકમાં કહું છું એ મોરું દહીં હોય ખાટું નહીં છાસ છે એ ભોજન પછીનું અમૃત કીધું છે પણ એ બરફવાળી નહીં એ ફીજવાળી નહીં એ ખાટી નહીં ભોજન કરતે કરતે નહીં ભોજનના અંતે પણ કઈ છાસ હવે શહેરમાં જઈને તો દહીં વાટકીમાં કે તપેલીમાં જમાવ્યો પાણી નાખીને ઓલું માથે શું ફરાવી દો ગ્રાઇન્ડર ફેરાવી દો એ છાસ નથી જેટલું દહીં સાંજે બાર કલાક પછી એટલે જે દહીં જમાવ્યું પછી બાર કલાક પછી દહીં બની ગયા દહીંમાં એટલું જ પાણી હતું એનાથી ડબલ પાણી નાખી વલોણું કરી એમાંથી માખણ કાઢી અને પછી જે છે એ છાશ છે એ ભોજન પછીનું અમૃત છે એ પેટની બધી જ બીમારીને ઠીક કરે પાચન તંત્રને મજબૂત કરે એટલે ભોજનના અંતે છાશ છે એ અમૃત છે દેવોને પણ દુર્લભ છે છાસ એવું કીધું છે એવી છાસ છે પણ આપણે તો ઠંડી બરફવાળી ખાતે ખાતે ધક્કા મારવામાં છાશ ખાતે ખાતે ક્યારે પીવાય નહીં સાંજે ખાટી છાશ પીવાય નહીં ભોજનના અંતે સવારે અને બપોરે છાશ પીવી જોઈએ ઘી લેણું કરીને ખાઉં કરજ કરીને ઘી ખાવું એવું કીધું કેટલું ખાવું જેમને સો વર્ષ તંદુરસ્ત જીવન જીવવું હોય શ્રીકૃષ્ણ ભગવાન કેટલું જીવ્યા એકસો ને પચીસ વર્ષ એનો ક્યારે સફેદ વાર વાર ફોટો જોયો એ એકસો પચીસ વર્ષ ઉંમર થઈ હતી પણ એકસો પચીસ વર્ષ સુધી યુવાન હતા યંગ હતા તો આપણે સો વર્ષ જો તંદુરસ્ત જીવન જીવવું હોય તો એમને દરેકે ઓછામાં ઓછું મહિને એક કિલો વધીને બે કિલો ઘી ખાવું જોઈએ પર વ્યક્તિએ મહિને એક કિલો અને વધીને બે કિલો ઘી ખાય અને સો વર્ષ સુધી હોસ્પિટલે જવાની જરૂર નથી તમે કહેશો ડૉક્ટર ના પાડે છે ઘી ખાવાની એ ખોટા નથી કારણ કે એ ગાયનું ઘીનું ભણ્યા જ નથી એ મટનનું ઘીનું ભેંસનું બજારનું એચએફનું ઘીનું ભણ્યા છે તો દેશી ગાયના વલોણાના ઘીની અંદર ગુડ કોલેસ્ટ્રોલ હોય છે કોલેસ્ટર બે પ્રકારના હોય છે અમે ઘણાને કોલેસ્ટ્રોલ વધી ગયો તો ગાયનું ઘી ખવડાવીને કોલેસ્ટ્રોલ બેલેન્સ કરીએ તો કયું ઘી ખવડાવાય તો જે મેં જે કીધું ઉપરનું લિક્વિડ ઘી તે જ તત્વ જેને કોલેસ્ટ્રોલ વધી ગયું એને ઉપરનું તેજ ઘી ખાવાનું લિક્વિડ ઘી તો એનું કોલેસ્ટ્રોલ બેલેન્સ થઈ જશે એટલે જેને કોઈને બાયપાસ કરાયું હાર્ટ એટેક આવી ગયું એ બધા જ જે ઉપરનું ઘી એ બધા જ ખાઈ શકે તો ગાયનું જે ઘી ખાય છે ક્યારે બીમાર નથી થતું એટલે શાસ્ત્રમાં ઘી લેણું કરીને ખાવું કીધું છે અમારા ઘરે અમે લગભગ સાત જણા છીએ મહિને બાર પંદર કિલો ઘી ઉલારી જાય એટલે ખાઈ જાય મારે બાને અત્યારે સત્તાણું વર્ષ હાલે છે લાડવા ઠપકારે છે એક પણ ગોળી ખાતા નથી એમ અમે પરિવારમાં ક્યારે વેક્સિન લીધી નથી મેં બે હજાર એક પછી એક પણ એલોપેથિકની ગોળી ખાધી નથી કોરોનામાં બે મહિના સતત અગ્નિ સંસ્કાર કર્યા છે હાથે ખવડાવ્યું છે ક્યારે ચેટ નથી રાખી ક્યારે માસ્ક નથી પહેર્યું ક્યાંક પ્રોટોકોલમાં પહેર્યું તો ભલે આમ જવું પડે ને તો એનું કારણ શું તો ગાયનું ઘી છે મારી ઘરવાળી સવારે અઢી વાગે ઉઠે રાત્રે દસ વાગે શું મશીન કોને કામ કરે ક્યારે થાકતી નથી એનું કારણ છે એ છે હું ચાર જ કલાક સૂવું છું બાર વાગે સૂવું ચાર વાગે ઉઠી જાઉં કેટલાય વર્ષ થઈ ગયા ક્યારે આરસ નથી આવતી એનું કારણ છે ગાયનું ઘી ઘી ખૂબ મહત્વનું છે એમને તંદુરસ્ત જીવન જીવવું હોય એમને ગાયનું ઘી એક ઝાટકે પીવાનું ચાલ ન કરો ધીમે ધીમે વધારવાનું નહીં તો પછી તો પૂછે શામજીભાઈ ક્યાં ગયા તો એમ કેવું પડશે લીધે લીધે હાલ્યા જાય મને તો ગાય માતાની કૃપા છે કે હું એક કિલો ઘી એક ભેગું પી અને પચાવી જાઉં છું સોશિયલ મીડિયામાં વિડીયો કદાચ ફરે છે તો બધા એક કિલો ઘી પચાવી એટલે એક કિલો નહીં એમ આપણે મહિને પીવાનું છે એક કિલો બે કિલો તમે એક કિલો ભેગું ન પી જાય બરાબર ને તો ઘી ખૂબ મહત્વનું છે બે મિનિટ કીધું <laughs> હોય જેને વાગી ગયું હોય અહીંયા કને રક્તરોધી ઘા પૂરી અથવા વાનર પૂછ એનો રસ નાખો એટલે એક જ ઝાટકે લોહી બંધ થઈ જાય એનો પાટો બાંધી દે ચોથે દિવસે હતી એવી ચામડી થઈ જાય કાંઈ ઘી દૂધ માખણ ખાવાનું બંધ કરવાની જરૂર નથી ખોટા ખરાબ લીધા હોય એટલે પછી એલોપેથિકનું અલગ વિજ્ઞાન છે આપણું આયુર્વેદિકનું અલગ છે અને આપણું ઘરસૂતોનું અલગ છે પ્રશ્ન આપણે છેલ્લે રાખશો હમણાં છેલ્લે રાખી પ્રશ્ન હું બે ચાર વાતો કહી દઉં પછી જેને પ્રશ્ન હોય પ્રશ્ન કરશું બે ત્રણના મેન મેન મુદ્દાઓ લઈ લઉં એમ કોઈને કોઢ સિવાય ચામડીનો કોઈ પણ રોગ હોય એવા લોકોએ ગાયનું ગોબર અને ગૌમૂત્ર ની રબરી બનાવીને આખા શરીરમાં સ્નાન કરવાનું સવારે સૂર્યનારાયણ ઉગે એનો તડકામાં થોડી વાર તાપ લેવાનો ગમે એવો ચામડીનો રોગ હોય ને ઠીક થઈ જાય ભરૂચમાં એક ભાઈએ છપ્પન લાખ રૂપિયાનું એ ચામડીના રોગ માટે વાપરી નાખ્યા એને ઠીક નથી હોય એને ગાયનું ગૌમૂત્ર પીધું અને આ પ્રયોગ કર્યો હતી એવી ચામડી થઈ ગઈ એ મને કહેવાય કેટલા રૂપિયા આપું કેવો મેં કીધું અમે કાંઈ લેતા નથી ગાયને તમારે જે આપવું આપી દેજો તો હું અદ્ભુત પરિણામ ચામડીના રોગમાં છે કોઈને ડાયાબિટીસ છે એવા લોકોએ સવારે નેને કોઠે દેશી લસણ લેવાનું અને દેશી ગાયના વલોણાનું ઘી અડધી ચમચી લોખંડની તવીમાં નોનસ્ટિક નહીં લોખંડની તવીમાં એને ગરમ કરવાનું ઘી પછી પાંચ કરી લસણની એમાં નાખી અને એને જ્યાં સુધી એ કથાઈ કલર નહીં થાય ત્યાં શેકવાની એ શેકાઈ ગયા પછી મોઢામાં એક નાખવાની અને એક એકને ચાવવાનું એકદમ ચાવી ચાવી ચાવી ચાવી ચાવી ચાવીને એકદમ ચાવી ચાવીને રસ ગોણ કરીને ઉતારી જવાનું એમ કમોસો પાંચે કરીને ખાઈ જવાનું પછી એક કલાક સુધી પાણી નહીં પીવાનું ચા નહીં ખાવાનું નહીં પછી કરી શકાય અને જો ગોળી લેતા હોય તો ધીમે ધીમે ઓછી કરતો જવાનું મપાવતો જવાનું ચાર છ વધીને બાર મહિના પ્રયોગ કરવાનો પછી એ મૂકી દેવાનું પછી ગોળવાળી વસ્તુ બધી ખાઈ શકે જરમૂળથી કાઢી શકે બીજો પ્રયોગ કોઈ લસણ ન ખાતું હોય તો આકરા હોય આકરાના જે પીરા પાન થઈ ગયા હોય એ પાન લેવાના ઊંધા રાખવાના એના ઉપર ઘી લગાવવાનું પછી ચાર પાંચ રાખીને એને ઊભી જવાનું મોજામાં પહેરીને બૂટમાં પહેરીને ફરવાનું નહીં નુકસાન પણ કરશે પછી એટલે એ પાન ઉપર ઊભા રહેવાનું મોઢામાં સ્વાદ બદલે એ પાનનો સ્વાદ જેવો મોઢામાં આવે તરત જ હટી જવાનો આવું નિયમિત થોડોક સમય કરવાથી પણ ડાયાબિટીસ નીકળી જશે તો ડાયાબિટીસ માટે એ ખૂબ જ અક્ષીર છે એક વાત થતી હતી કે પતિ પત્ની શ્યામ વર્ણના હોય તો એને રૂપવાન બાળક જોઈએ તો ગાય માતા આપે જ્યારે બેનને સારા દિવસો રહે ત્યારે સાંજનું તાજું દૂધ ગાયનું લેવાનું એક ચાંદીની કટોરી અથવા ચાંદીનો ગ્લાસ એમાં દૂધ નાખી અને મેલવણ નાખી નાખીને મૂકી દેવાનું એટલે સવારે દહીં બની જાય જે બેનને સારા દિવસોને ખબર પડે ત્યારથી એ સવારે સૂર્યનારાયણના દર્શન કરી અને એ દહીં ખાવાનું જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી રોજ સવારે એ દહીં ખાવાનું જ્યારે બાળકનો જન્મ થશે એ રૂપ રૂપનું અંબાર એ તેજસ્વી પ્રભાવશાળી બાળક હશે પણ ક્યાંક ક્યાંક એવું સમસ્યા છે એ તમને કહી એટલા માટે દઉં પછી મારા ઉપર દોષ નથી થાય પતિ પત્ની એકદમ શ્યામ ના હોય ને એકદમ રૂપારું બાળક આવે એટલે સમાજ શંકા કરે એમાં મારો દોષ બરાબર ને સ્પષ્ટ એટલા માટે કરું છું થાય છે એટલે એટલું અદ્ભુત પરિણામ છે પછી ઘણી જગ્યાએ અત્યારે બાળકની સમસ્યા છે એને વંચત્વ છે બાળક નથી થતું આવા લોકોએ એક ગાય પસંદ કરવાની દેશી એક જ એની રોજ પૂજા કરવાની છે અને એક નંદી મારા જે પુખ્ત વયનો નંદી હોય એમનું એક કાંટની બોટલમાં ગૌમૂત્ર ભરી લેવાનું એ ગૌમૂત્ર ભરી લેવાનું સવાર સાંજ પતિ પત્ની બંને એને ગૌમૂત્ર સૂંઘવાનું છે આમ એક નાકમાં સૂંઘવાનું પછી બીજા નાક સૂંઘવાનું આવું ક્રમશ એ ગૌમૂત્ર બંને પતિ પત્નીએ સૂંઘવાનું એક કામ બીજું કામ સવારે ઉઠી એનું જે ગાયની બાજુમાં જવાનું એટલે ગાયનું પૂજન કરવાનું એટલે એને આરતી કરતા હો તલક તિલક કરો ગોળ ખવડાવો એ તો ચારો નાખો અને પછી ગાયને પ્રદક્ષિણા કરવાની એટલે એને પ્રેમ કરવાનો મતલબ કે એનો પ્રેમ કરવાનો એને પ્રદક્ષિણા કરવાની અને પછી ગાયના જે દૂધ છે એમાં ખીર રાંધી અને પતિ પત્ની બંને ખાવાની હું ઓછામાં ઓછું એક મહિના સુધી એ કરવાનું એક મહિના પછી ગાયને પ્રદક્ષિણા કરી ચારો ખવડાવી એના જમણો જે કાન છે એ જમણા કાનમાં તમારી જે મનની ઈચ્છા છે એ ગાયને કહેવાની તો એસી ટકા દંપતીને આ રીતે બાળક થાય છે તો આવું નિસંગ દંપતીઓ એને આ કરાવજો ખૂબ સરળ છે સફળ છે એને ખીર ખાંધવાની ગાયનું નંદીનું ગૌમૂત્ર સૂંઘવાનું બરાબર ને તો આવી અનેક રોગોમાં જે ગાય છે ઉપયોગી છે જ્યાં બાંધી હોય એમાં દોષ હોય બધા સમાપ્ત થઈ જાય ખેતીમાં પણ ખૂબ મહત્વની છે આરોગ્ય માટે મહત્વની છે આર્થિક રીતે છેલ્લી એક વાત કરીને મારી વાત પૂરી કરીશ કે ગાયનું ગોબર છે એ આર્થિક રીતે ગોબરને પેલું ક્યાં તો ખેતીમાં પછી અમારું જે ગોબર છે તો અમે વીસ રૂપિયાથી કરીને વીસ હજાર રૂપિયા કિલો વેચીએ છીએ તો ગયા વર્ષે દસ હજાર ગાયના ગોબરમાંથી દીવા બનાવીને વેચે એક કિલો ગોબરમાંથી સત્તાવન રંગ દીવા બને રૂપિયા વેચીએ તો સત્તાવન રૂપિયાનો પોદળો થયો બે રૂપિયા વેચીએ તો એકસો ને ચૌદ રૂપિયાનો પોદરો થયો મેં બીજી ગોબરની મારા બનાવીએ મારી ગાડીમાં રહી ગઈ તેમજ ત્રીસ ગ્રામ ગોબર આવે એકસો સાહીઠ રૂપિયાની વેચીએ ત્રીસ ગ્રામના એકસો સાહીઠ એટલે લગભગ કિલોના પાંચ હજાર થાય તો પાંચ હજારનો પોદરો થયો મોબાઈલની પાછળ ચિપ્સ વેચાય છે મોબાઈલમાં લગાવેલી પાછળ ઘણાને એમાં એક ગ્રામ ગોબર હોય એ વીસ રૂપિયાની વેચાય તો કિલાના કેટલા થયા વીસ હજાર થયા ને તો વીસ હજારનો પોદરો થાય પણ વીસ ગુણ્યા પાંચ આજે મારી પાંચ ગાય પોદરા કરે તો લાખ રૂપિયા એમ ન થાય મથું પડે મહેનત કરવી પડે તો હવે અમે ગોબરમાંથી દોઢસો પ્રકારની પ્રોડક્ટ ત્યાં બનાવીએ છીએ અમારી ગાય મારી પાસે નાના મોટા અત્યારે ચાલીસ ગૌવંશ છે એમાં લગભગ પચીસેક મોટી ગાયો છે તો આ વર્ષે ગોબરની પ્રોડક્ટ બનાવીને એટલા માટે કહું છું લોકો એમ કે ગાય પોસાતી નથી એમ તો ગોબરની પ્રોડક્ટ બનાવીને સત્તાવન લાખ રૂપિયાની એટલે એક ગાય બે લાખ રૂપિયાનું ગોબર આપ્યું એમ પણ પ્રારંભ કરો તો હું એમ કહું ગેરંટી દઉં કે એક ગાય એક લાખ રૂપિયાનું ગોબર આપે આપે અને આપે એમ તો એનું પ્રશિક્ષણ એ કૂકમાં પણ મળે છે અમારે કેન્દ્રમાં પણ પ્રશિક્ષણ આપીએ છીએ અમે થોડુંક શુલ્ક લઈએ છીએ ભોજનનું પંદરસો રૂપિયા શુલ્ક હોય છે પછી પાંચસો છસો રૂપિયાની અમે વસ્તુ પાછી આપીએ છીએ પણ એમાં નિયમ થોડોક આકરા હોય છે એટલે હું પૂર્ણ સમય અમે એક બાબુ શેડ્યુલ બનાવીને મૂકીએ છીએ હું વચ્ચે વચ્ચે ઉઠવાની મનાઈ હોય છે મોબાઈલમાં વાત કરવાની મનાઈ હોય છે પૂર્ણ સમય સમયસર એમાં હાજર થવાનો છે આમ વેરા વેલાઈને તમે આવો તો હું પ્રવેશ નથી એમ એવા લોકો આવું નહીં એમ હવે આગલી શિબિર છે એ માર્ચ મહિનામાં થવાની છે બે દિવસની હોય છે ડિસેમ્બરમાં ચાર દિવસની હોય પણ આ વખતે નથી એમ તો હું ગોબરને સમજી અને એને આર્થિક રીતે જો આપણે ઉપયોગ કરશું તો ગાય પણ બચી જશે આપણે આર્થિક રીતે સમૃદ્ધ થશું આપણું આરોગ્ય બચી જશે તો ગાય શાસ્ત્ર જે કીધું છે કે ગોબરમાં લક્ષ્મી છે એ વાસ્તવિક છે તો એને ખેતરમાં નાખી અને ખેતરમાંથી લક્ષ્મી મળશે ધન મળશે અને એના આવી પ્રોડક્ટ બનાવીને જો વેચશું તો પણ સાબુ શેમ્પુ ફિનાઇલ એવી કેટલી આપણી કોસ્મેટિક આઇટમો છે એનો પણ જો આપણે ઉપયોગ કરશું તો આપણે પણ બચી જશું ગાય બચી જશે તો મેં થોડુંક જ સંક્ષિપ્ત સંક્ષિપ્તમાં આપણે ગાયનો જે વાત છે એ મૂકવાનો પ્રયત્ન કર્યો એટલે ગાયને હજી સમજવાની બાકી છે તો આપણે એક વખત ગાયને સમજી લઈએ તો ગાય એક પણ રસ્તે રજશે નહીં અને છેલ્લું મારું એક તમને વિનંતી છે કે ગાય આપણે બચવું હતું ગાયને બચાવવી પડશે ગાયને બચાવી હોય તો આચરણમાં કરશે આપણે નક્કી કરીએ કે હું ઘી દૂધ માખણ ખાઈશ તો ગાયનું જ ખાઈશ મારા ઘરે કોઈ પણ પ્રસંગ હશે તો ગાયનું જ ઘી દૂધ માખણ મંગાવીશ મારી દિનચર્યા છે માન લો કે હવારથી લઈને ધનમંજનથી લઈને પણ એક પણ પેસ્ટ એવી નથી કે હાડકાના પાવડરો કે બને આપણે બધા સવારે ઉઠીને હાડકા ઘસીએ કતલખાનાના ભાગીદાર થઈએ આપણા રૂપિયા સવારે કતલખાને જાય તો એના કરતાં આપણે દાંતણ કરીએ નહીં તો ગૌશાળા બંધુ ધનમંજન કરીએ તો આપણો પૈસો એ ગૌશાળામાં જશે તો દિનચર્યામાં જ્યાં આપણે જેટલું છે એમ સાબુ છે શેમ્પુ છે ફિનાઇલ છે ધૂપબત્તી છે આવું જે તો જેટલું વાપરીએ છીએ કોસ્મેટિક છે એ બધું જો બહુ ગૌશાળામાં બનતો ઉપયોગ કરશો તો આપણો પૈસો ગાયમાં જશે તો ગાય બચી જશે આપણે બચી જશું આપણું આરોગ્ય બચી જશે આપણું અર્થતંત્ર છે મજબૂત થશે જો આચરણમાં ગાય નહીં હોય તો ગાયની ખાલી વાતો છે બાકી ખાલી આપણે મનમાં ઉપર થોડું થોડું દુઃખ થશે પણ ગાયની સ્થિતિમાં સુધારો નહીં થાય તો ગાય છે એ આચરણનો વિષય છે તો નાનો મોટો આપણે સંકલ્પ લઈને જો છૂટા પડશું તો કંઈક આપણો ધક્કો છે એ સાર્થક થશે હવે આપણે પાંચ મિનિટ દસ મિનિટ કોઈને પ્રશ્ન હશે તો ચોક્કસ આપણે કરશું તમે કીધું કે જે માતાને બાળક હોય પેટમાં એને ચોથા ને પાંચમા મહિના વચ્ચે ભરપૂર પ્રમાણમાં માખણ અને ઘી એનું સેવન કરવું જોઈએ તો એ પહેલા મહિનાથી જ કરે તો લગ્ન કર્યા હોય ત્યારથી જ કરાવી હતી શરૂ તો એ સારામાં સારું છે આ તો મારી વાત ખૂબ મહત્વની છે એ નવ મહિના સુધી ગાયનું દૂધ ઘી માખણ અને છાશ એ ખૂબ મહત્વનો છે પણ પાછલા દિવસમાં જે છે એમાં થોડુંક પ્રમાણ થોડુંક ઓછું કરવાનું એમ એ નવમા મહિનામાં થોડુંક માપે માપે આપો બાકી તમે જેટલું વધારે આપશો એટલું તો વધારે લાભકારી છે એમ એટલે હું પહેલે કીધું કે ગાય દાનમાં એટલે દેતા એનું ઘી દૂધ માખણ ભરપૂર માત્રામાં મળે પણ આ તો બુદ્ધિવર્ધક માટે કોઈને પ્રયોગ કરવો છે મેં જે પાંચમો છઠ્ઠો કીધું ને કે જેને બુદ્ધિવર્ધક બાળક બનાવવું છે તો એ પ્રયોગ કરશો તો એનું સીધું પરિણામ પણ જો નવે નવ મહિના ખવડાવશો તો એનો ખૂબ મોટો લાભ થવાનો છે એ બાળક ક્યારે બીમાર નહીં પડે ગેરંટી એમ અત્યારે એમાં બે ત્રણ વસ્તુ બીજી ઓરી જોઈન્ટ કરી એક તો સાત્વિક આહાર આ ઘી દૂધ માખણ તો છે જ પણ એની સાથે સાત્વિક આહાર એટલે ગાય ખેતીમાં પકાવેલું અનાજ એ આપણે ખાશું સાત્વિક આહાર અને સાત્વિક ઘરનું વાતાવરણ જેવું ઘરનું વાતાવરણ હશે એવી અસરો આવશે એ છૂટાછેડાની સિરિયલ જોશે અને એ બાળક ભેટમાં હશે તો પછી એ મોટું થશે ત્યારે છૂટાછેડા થવાની શક્યતાઓ વધી જશે એટલે આવું વાતાવરણ પણ સારું બનશે તો બાળક બીમાર પણ નહીં પડે અને સાત્વિક વિચારવાળું બનશે ગાય માતાને એમના શરીરમાં બિરાજમાન બધા દેવી દેવતાઓની કૃપાથી હું ખાતેદાર ખેડૂત હતો પણ મારું ગામ છે ગોંડલની બાજુમાં રૂપાવટી ત્યાં મારા પૂર્વજોને ગામ ગ્રાસ મળેલો અને પછી ભાગ પડતા એક ખેતર રહ્યું એમાં ઢગલા બંધ ભાગીદારો હતા ભાગ પડતા કાંઈ મારા હાથમાં ખેતર આવે એમ નહોતું એટલે મેં માતાજીને પ્રાર્થના કરી હતી કે મને ગૌ સેવા મારે કરવી છે તો એની માટે શક્તિ જોઈએ ને જગ્યા જોઈએ તો એકવીસ વીઘા જમીન છે એ કોઈ લેવા માટે મારી પાસે પૈસા નહોતા અને ક્યાંથી પૈસા આવ્યા મને ખબર નથી અને ગાય માતાએ મને આપી છે અને સરવેડી ગામની અંદર એ જમીન છે અને જમીન લીધા પછી એવો ચમત્કાર થયો છે કે જમીનની બાજુમાં નેર નીકળતી હતી ઉનાળામાં સુકાઈ જતી હતી ચોમાસામાં એ નેર ચાલે તો એ નહેરની અંદર સિંચાઈ યોજના એક ગામની આગળથી ચાલે છે હાણોલ સિંચાઈ યોજના છે એમાંથી વાલ મુકાવાનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો એટલે ઉનાળામાં પાણી ખાલી નહીં થાય અને કારણ સારી જગ્યા સો ટકા સત્ય વાત છે કે જે ગાયની સેવા કરે છે ને એને એ કદાચ એમાંથી નહીં પણ બીજી રીતે ગમે ત્યાંથી એ આર્થિક રીતે એ ગાય કોઈ દિવસ રાખે નહીં એમ અને આજે કેટલી એવી ઘટનાઓ છે સમય નથી એટલું તમને આજે ઉદાહરણ ન દઈ શક્યો એવી આજે કેટલી ઘટના છે કે પોતાનો પ્રાણ ત્યાગ કરી અને માલિકનો પ્રાણ બચાવે છે આજે એવા કેટલાય તમારા જેવા પરિવારો છે કે ગાયની સેવા કરવાથી એના આગળ કાંઈ જ નહોતું એમ ઝીરો હતા એને હવે શું કરવું સૂચતું નહોતું અમુક લોકોએ ઘર બહાર મૂકીને ગૌશાળામાં ગયા એને થોડાક દિવસ ગાયની સેવા કરી અને પછી આર્થિક સમૃદ્ધ હમણાં જ હું એ સુરતના પરિવારમાં ગયો હતો એમ એ ધંધામાં કોઈ છેતરી લીધા તૂટી ગયા કાંઈ જ નહોતું ખાવા નહોતું એટલે ગૌશાળામાં જઈને એને સેવા કરી પાછો એને ફરીથી પ્રારંભ કર્યો આજે સુરતમાં એને હમણાં આઠ કરોડનો ફ્લેટ એક લીધો એમ અને એના છોરા ખૂબ સમૃદ્ધ બધી રીતે એ હવે જ્યાં ગાયની સેવા હોય એમાં બધું જ મૂકીને એ મહિનો બે મહિના ચાર મહિના સેવા કરે છે એવા કેટલાય પરિવારો છે તો ગાય સેવા ગૌ સેવા છે ને એ ખૂબ મહત્વની છે એટલે એ કરવાથી શું થાય છે એને વિચારો સારા આવે છે સાત્વિક વિચારો આવે છે એટલે એ સમૃદ્ધિ એટલે આવે છે એટલે એની સેવા કરવાથી ક્યાંય ને ક્યાંય આપણે ખોટ નહીં જાય એમ એ ગેરંટી એમ તો તમે પ્રયોગ કરજો એમ થોડા દિવસ ગાયની સેવા કરજો એટલે આપણે ક્યાંક સાચી દિશા બતાવશે સાચો રસ્તો મળશે અને ક્યાંય ને ક્યાંય માં છે ને કોઈ દિવસ ઋણ રાખે નહીં એમ એ માનું ઋણ આપણે ક્યારે જિંદગીમાં ચૂકી શકવાનું પણ નથી એમ તો માં અમે આપે જ છે એમ એ હંમેશા આપવાનું જ કામ કરે છે તો આપણે એની વાજે વાત કરી છે તો એ ભાઈની સો ટકા સાચી વાત છે તો હવે આપણે બધાને એવો લાભ થાય એવો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાને આપણે સદબુદ્ધિ દે આપણે બધા ગાયોની સેવા કરીએ તો બધા જો ગાયો રાખશું તો એક પણ ગાય રસ્તે ગજરશે નહીં એમ સાહેબ દસ્તાઈ રજળતી ગૌમૂત્રમાં તો પહેલાં જેટલી ગાયનો ગુણ ન હોય જો ગુણ ન હોય એ નેગેટિવ છે અમે એને કોઈને અમારા વર્ગમાં એને પ્રૂફ કરીએ ગાય એમાં નેગેટિવ ઉર્જા છે બંનેમાં પોઝિટિવ નેગેટિવ બે ઉર્જા હોય છે ઓરા આપણી માણસની ઓરા પણ પોઝિટિવ નેગેટિવ હોય છે આપણે ઓરા અમે પેલે માપીએ પછી ગાયની બાજુમાં પદરીસને હાથ ફરી આવે ડબલ થઈ જાય જર્સી જનાવરને હાથ અડી આવે તો એની ઓરા અડધી થઈ જાય એટલે એમાં નેગેટિવ ઓરા છે એટલે એનું ગૌમૂત્ર ક્યાંય હાલે કારણ કે એ કૃત્રિમ રીતે તૈયાર કરેલું છે બાકી ભેંસનું ને બાકીના પ્રાણીના ગૌમૂત્ર છે એ કામ કરે પણ એમાં જે તત્વ છે એની ઉણપ છે બધા તત્વો ન હોય એમ ન કરે એવું નથી એમ પંચ મહાભૂતમાંથી કોણ વસ્તુનું નિર્માણ થયું છે એ બધા જ ખેતરના ખાતરો છે એમ ખેતરના ઔષધ છે પણ બધેથી શ્રેષ્ઠ છે એ ગાયનું ગોબર અને ગૌમૂત્ર છે તો એટલે આપણે ગાયના ગોબર અને ગૌમૂત્રનો આગ્રહ રાખીએ વિશેષ તત્વ છે માન લો કે ગાયના ગૌમૂત્રમાં પાંચ હજાર એકસો તત્વ છે એ કદાચ ભેંસમાં બે હજારની આજુબાજુ હશે અથવા એનાથી પણ ઓછા હોઈ શકે ટૂંકમાં એક વાત કરું છું જમીનથી ચાર કિલોમીટર પહેલાં બહુ પૌરાણિક મંદિર છે સાંઢેડા મહાદેવજીનું અને એ મંદિરનો પ્રભાવ એવો છે કે જે લોકો શ્રદ્ધાળુઓ છે એ બધાનો ઉદ્ધાર થઈ ગયો છે જે સામાન્ય માણસો હતા ને એ ત્યાં સેવા કરે છે એ પૈસાથી ન્યાલ ન્યાલ થયા છે આરોગ્યથી કુટુંબથી સંબંધોથી વ્યવસ્થાથી બધા ખૂબ ફાયદો થયો છે એ વિસ્તારમાં એમ કહે છે કે આ મંદિર છે ને એ પ્રમુખ પ્રભાવી મંદિર છે કૃષ્ણ ભગવાને એમની બાજુમાં એક નીલકંઠ મહાદેવ કરીને શિવ શિવલિંગની સ્થાપના કરેલી મહાભારત કાળમાં મહાભારત કાળમાં કૃષ્ણ ભગવાન ત્યાં આ સાંજડા મહાદેવજીની પૂજા કરી ગયા અને મને ત્યાંના મહંતને હું પગે લાગ્યો હતો મેં કીધું કે બાપુ મને જમીન બહુ ગમી છે હું પાંચ વીઘા જમીન સાહેબ લેવા નીકળ્યો હતો પછી મને આ જમીન એકવીસ વીઘા હતી બહુ ગમી એટલે મારે લેવી હતી પણ મારી પાસે પૈસા એટલા નહોતા એટલે બાપુને મેં વાત કરી બાપુએ કીધું કે તમે આ નંદી છે ને એ મહાદેવજીની સામે એના કાન જમણા કાનમાં તમે વાત કરી દો તમારે થઈ જશે પૈસા એટલે મેં જમણા કાનમાં પ્રાર્થના કરી હવે મારે બે હજાર અઢારમાં છે ને મેં સાહેબ એક પૈસાનું રોકાણ કર્યું હતું તો પોસ્ટ વિભાગમાં મારા મધર બેઠા હતા અને એણે કીધું કે પોસ્ટ વિભાગમાં પૈસા રોકવા એટલે મેં પૈસા બધા રોક્યા એ કુટુંબના બધાના નામે બહેનોના નામે અમારી મિસિસના નામે રોક્યા હતા પછી બધા ભેગા થઈ ગયા કે આ જમીન માસ્તર છે એ કચ્છમાં નોકરી કરે ને અહીંયા એક ક્યાં છે ગામડામાં જમીન લેશે ખેતી કેમ કરશે એટલે એ બધાએ કીધું કે અમે પૈસા અમારા ભાગના છે ને એ નહીં આપીએ પૈસા બધા થઈ ગયા બ્લોક એટલે મારા મધર બે એપ્રિલ મહિનામાં એમણે રજા લઈ લીધી રજા લઈ લીધી પછી વારસદારીના પૈસા હતા ને એ આ બધા બૈરા બધા બ્લોક કરી દીધા સોનું હતું મારું એ લોકરમાં હતું એ ચાવી ના આપે એ કે જમીન લેવાની જ નથી ને ત્યાં તમે ખેતી કરવા ક્યારે જવાના કશું પૈસા નહીં મેં પ્રાર્થના કરી ક્યાંથી પૈસા આવ્યા એ મને ખબર નથી અને સાઠ લાખ રૂપિયા ચૂકવવાના હતા બધા ચૂકવાઈ ગયા પથ્થરના ખાલી બે પથ્થરના નતા પેલા લાંબો ઇતિહાસ એટલે અત્યારે નથી કહેતો હું જાતવાન નંદી રાખવામાં આવતા ઉમાંથી ગાયનું સમર્થન થતું એમ તો આપણે આપણે જીવતા નંદીની સેવા કરીને જો કાનમાં કહીએ તો આપણા બધા જ મનોકામના પૂર્ણ થાય હવે પોતાને કાંઈ પ્રશ્ન હોય તો પૂછીએ અને આપણા કારણે હું પોણા બે વાગે બરાબર પાંચ મિનિટનો સમય છે બરાબર ને જે જે ગાય એક એક પ્રશ્ન કરશું હવે क्वेश्चन ये है कि जैसे आप बताएं दूध आप सात घंटा तक रख के पी सकते हैं आ, दही जो है खट्टा हो तो उससे पहले पी खा लेना होता है मक्खन का क्या है और हम ऐसा सुने हैं कि घी मतलब एक साल पुराना या उससे ज़्यादा पुराना खाना ज़्यादा अच्छा होता है क्या ये सही है कि नहीं મખ- માખણ છે જેટલું તાજું હોય એટલું સારું માખણ તાજું ખાવાનું ઘી બનાવવા માટે છે ને માખણને ત્રણ દિવસ રાખવાનું નોર્મલ ટેમ્પરેચરમાં ત્રણ દિવસ એને ધોઈને પાણીમાં ધોઈને ત્રણ દિવસ રાખવાનું ત્રણ દિવસ પછી ઘી બનાવવાનું તો એમાં સુગંધ સારી આવશે એનો કલર સારો આવશે અને બીજી વાત થઈ કે ઘી જેટલું જૂનું થાયેલું સારું ઘી જેટલું જૂનું થાય આપણા શાસ્ત્રમાં દસ હજાર વર્ષ જૂના ઘીના ઇતિહાસ છે પણ એ ખાવા માટે નહીં ઔષધ તરીકે તો ખાવા માટે વધીને બે ત્રણ મહિનાનું ઘી ખાવું જોઈએ પછી જે જેટલું જૂનું થાય એ ઔષધ તરીકે અલગ અલગ રોગમાં એના ઉપાયો બતાવે છે તો ઘી પણ આપણે તાજું જેટલું હોય એટલું ખાવામાં રેગ્યુલર ઉપયોગ કરવાનો ઔષધ તરીકે ઔષધ રોજ ન લેવાય એ જ્યારે બીમાર હોય ત્યારે લેવાય તો ઘી અને માખણ જેટલું તાજું એટલું સારું तो मैक्सिमम तीन महीने तक का पुराना घी खा हाँ सकते घी साथ रखते हो तीन महीना तक तीन महीना हाँ और मक्खन माखन तो रोज रोज का खाना चाहिए अब वही प्रॉब्लम हम लोग मक्खन लेते हैं लेकिन वो क्या होता है दस दिन पंद्रह दिन एक महीना रोज मक्खन तो रोज रोज का खाना चाहिए तीन दिन रख के घी बनाना चाहिए हाँ તમારો પ્રશ્ન મારે કેવું હતું કે આપણે અ, ગાયનું આપણે એંસી રૂપિયા પ્રમાણે લીટરનું આપણે એક અંદાજ માંડ્યો કે આ અને આપણે ઘી એક કિલો બનાવવું હોય તો ત્રીસ લીટર જેટલું જાય તો હવે જે લોકો આપણને ઓછા પૈસામાં વેચે છે તો આપણે એવું માની શકીએ કે એ પછી શુદ્ધ ઘી નહીં મળતું હોય બે રીતે હોય છે એમાં એક જો ગાય જંગલમાં ચરી આવે જ્યાં ગૌચર છે જંગલમાં ચરી આવે તો એનો એ ખર્ચ ઘટી જતો હોય છે પછી ઘણા લોકો ગૌશાળા હોય એમાં ચરો નાખતા હોય તો દાન લેતા હોય તો એનો ખર્ચ ઘટી જતો હોય ઘણા લોકો ગાયો મૂકીને હેઠવાળો ખાઈ આવે તો એનો ખર્ચ ઘટી જાય એ રીતે ઓછું પડે બાકી આપણે ગાયો રાખીએ માની લો કે સો ગાયું હોય તો વીસ ગાય દૂધ આપશે એવરેજ સો ગાયો આપણી પાસે વીસ આપે તો સો નો પારવાનો એટલે મેં એવરેજ ખર્ચો કીધો ને એ બધી ને પારવાનો કહેવાય એટલે શું તો છે કે નથી એ આપણે કોઈ નક્કી કરી શકશું નહીં એમ કદાચ એ સો લેશે તો પણ શુદ્ધ દેશે કે નહીં એ નક્કી નહીં કરી શકીએ એમ પણ એના માટે આપણે એનાથી સંબંધ બાંધવા પડશે જેમ આપણો ફેમિલી ડોક્ટર હોય એમ ફેમિલી ગોપાલક રાખીએ એના કારણે આપણે મહિને બે મહિને આંટો મારી આવીએ એનું ખબર પૂછીએ કે તું તકલીફ છે કેમ ચાલે છે શું ચાલે છે આત્મીયતા એટલે આપણે અહીંયા કહેવત હતી ઘર ઘરાવ એટલે જેના ઘર જેવા સંબંધ થઈ જાય એ પછી ખોટું ના કરે પાંચ પછી કહી દે કે મને પોસાતું નથી હું તમને આમ નહીં આપી શકું એટલે અત્યારે શુદ્ધમાં કઈ ઓછું વધુ કાંઈ ગેરંટી ન કરાય અત્યારે એવું છે ગામડામાં છે એ હિસાબ નથી કરતા એમ પોતા માટે ગાય રાખી હોય એ કદાચ સસ્તું પણ આપી શકે એટલે એનું એ રીતે આમ તુલના ન કરી શકાય નવસ્ય માટે કીધું તો એ આપણે ગરમ કરવું જોઈએ કે જે તમે ઉપરનું તરલ છે એ જ સીધે ઉપરનું ઘી લ્યો તો ગરમ કરવાની જરૂર નહીં બાકી નહીં તો ઠીકેલું હોય તો એ નવું શેકું કરીને નાખવાથી વધારે લાભ થશે સર દેશી ગાય હોય દેશી જે છે પ્યોર પણ રોડ પર ફરે છે કચરો પ્લાસ્ટિક ને બધું ખાય છે તો એના ગોબર ગૌમૂત્ર અને દૂધમાં એટલા ઔષધીય ગુણ કે હોય આમાં મેં તમને પેલે કીધું કે સામાન્ય જો ખાઈ જાય ને તો એની ક્ષમતા હોય કે એ ઝેર પચાવી શકે અથવા રાખી શકે અતિરેક ખાય તો એ દૂધમાં આવવાની પૂરી શક્યતાઓ હોય છે એમ બિલકુલ ન મળે ગાય જેટલી જંગલમાં ચડીને જેટલું ઔષધ વધારે ખાય એને કુદરતે વિશેષ આપ્યું છે કે પરિવારમાં બાંધી હોય તો એને સૂંઘીને ખબર પડી જાય કે પછી આના પરિવારમાં આ રોગ આવવાનો છે એટલે ગાય જંગલમાં એ પ્રકારની ઔષધિ ખાઈ આવે અને પછી ગરીવાર પરિવારનો એ દૂધ ઘી માખણ ખાય એટલે એને રોગ ન થાય પદ્ધતિ આ હતી એટલે આપણા લોકો ગૌચર દાનમાં આપતા એટલે જે ગૌચર જે ખાઈ ગયા એને સાત પેઢીનો વિના શાસ્ત્ર હાથમાં બેઠી એમ તો હું શાસ્ત્રે કીધું છે એટલે ગૌચર જમીન ક્યાં ભૂલથી આવી ગઈ હોય તો મૂકી દેવાની ગૌચર ખૂબ મહત્વની છે આપણે ઘી છે આપણે કીધું કે વલોણાથી આપણે માખણ તારવવાનું પછી એને ઘી માખણમાંથી બનાવવાની કોઈ સ્પેશિયલ રીત હોય વલોણાના ઘી બધેથી હું ઓગણીસ પદ્ધતિ ઘી બનાવવાનું શીખ્યો છું પણ બધેથી શ્રેષ્ઠ છે બધા જ ખાઈ શકે રોજ ખાવું જોઈએ એવું ઘીનું તમને એક પદ્ધતિ ખાલી બતાવી દઉં કે ગાય ડોહી એટલે ગાયનું દૂધ ગરમ હોય એ જ્યાં સુધી નોર્મલ આંગળી નાખી અને ગરમ ન લાગે ત્યાં સુધી ડાયરેક્ટ મેરો નાખી દઈને ચાલે નોર્મલ ટેમ્પરેચરથી એનું ટેમ્પરેચર હાઈ હોય ત્યાં સુધી મેળવો નાખી તો ડાયરેક્ટ ચાલે પછી એને નવ સેકું ગરમ કરવાનું એક કલાક પછી લગભગ કે નોર્મલ ટેમ્પરેચરમાં આવી જાય તો એક કલાક પછી જો મેળવો નાખી તો એને નવ સેકું ગરમ કરવાનું નવ સેકું ગરમ કરીને પછી મેળવો નાખવાનું મેળવો નાખીને ઓછામાં ઓછું બાર કલાક એ દહીં બની જાય પાકું દહીં એટલે દહીં બની જાય એટલે જેટલું જ દહીં હોય એટલું ને એટલું પાણી અથવા એનાથી ડબલ જેટલું દહીં એટલું અથવા એનાથી વધીને ડબલ એટલું પાણી નાખી અને પછી વલણું કરવાનું એ વલણું થાય એટલે માખણ બધું ઉપર આવી જાય એટલે એમાં ઠંડુ પાણી નાખવાનું એટલે બધી માખણ ઉપર આવી જાય પછી એને માખણને કાઢી અને પછી પાછું ઠંડા પાણીથી એને ધોવાનું એને ધોઈ નાખો એટલે એમાં છાશનો ભાગ નીકળી જાય પછી એને રાખી દેવાનું ત્રણ દિવસ ઢાંકીને મૂકી દેવાનું ત્રણ દિવસ પછી એને ધીમે ધાપે ગરમ કરવાનું એલ્યુમિનિયમના પાત્રમાં નહીં માટી બધેથી બેસ્ટ છે નહીં તો સ્ટીલના પાત્રમાં એને અને પિત્તરમાં કરવું તો એમાં કલાઈ કરેલું હોય તો જ કરવાનું નહીં તો નહીં કરવાનું તો એને ધીમે આંચે ગરમ કરવાનું ધીમે આંચે ગરમ કરશો એટલે એ પાકવા આવશે એટલે એનું જે કીટું કહીએ આપણે એ નીચે બેસી જશે સેજ કથાઈ કલરનું થઈ જશે એ કથાઈ કલરનું કીટું થઈ જાય એટલે આપણે એને ઉતારીને મૂકી દેવાનું જ્યાં સુધી એ નોર્મલ ટેમ્પરેચરમાં ના આવે ત્યાં સુધી એને ગાળવાનું નહીં પછી એને ગાળવાનું પછી ગાળી અને પછી એને પેક કરવાનું જો એને ગરમ ગરમ ગાળીને પેક કરશો તો એ કઠણ થઈ જશે એ ઘી ધોરું થઈ જશે એ ઘી આપણે બીજા એમ પછી એમાં શંકા કરશે કે આ ઘી ગાયનું નથી એમ તો એને નોર્મલ ટેમ્પરેચરમાં ના આવે ત્યાં સુધી પેક નહીં કરવાનું પછી એ ઘી છે એ દુનિયાનું શ્રેષ્ઠ ઘી છે એ આ ઘી એમ આ પદ્ધતિ બાકી અલગ અલગ રોગમાં અલગ અલગ પદ્ધતિના બનાવવાના ઘી છે પણ આ બધા જ ખાઈ શકે એના માટે આ શ્રેષ્ઠ પદ્ધતિ कहीं कहीं कोई बुक है जो जिसमें ये सारी उन्नीस को पद्धतियाँ लिखी हुई हैं હા कोई किताब वगैरह है ऐसा जिसमें मैं पढ़ा हुआ नहीं हूँ એટલે કિતાબ લખ नहीं पाता हूँ आप एक लेक्चर डाल दीजिए इंटरनेट पे सबको फायदा होगा કલાઈ કરેલી પિત્તળનું વાસણ અને માટીનું વાસણ આ બેમાંથી ઘી શેમાં બનાવવું વધારે સારું બને માટી માટી બધેથી બેસ્ટ છે માટી સાહેબ, મારો અનુભવ છે માટીમાં બે વાસણ આવે છે કેમિકલ વાળા માટીના અને એક સાદી માટીના કેમિકલ વાળા માટીનો ક્યાં ઉપયોગ કરવો જ નહીં એમ નેચરલ જે માટી કુંભાર બનાવે અને ભઠ્ઠીમાં શેકે એ બધેથી શ્રેષ્ઠ કાંઈ નંબર તો સ્ટીલમાં બનાવવાનું એનો ન ફાયદો ન નુકસાન જે સ્ટાન્ડર્ડ સ્ટીલ હોય ને એલ્યુમિનિયમ નુકસાન કરશે કેમિકલ વાળી કોઈ પણ વસ્તુ નુકસાન કરશે પિત્તર હશે એમાં જો કલાઈ બરાબર નહીં હોય તો એ નુકસાન કરશે એટલે આયન હોય તો પછી લોખંડ ચાલશે લોખંડ પણ શ્રેષ્ઠ નંદીનું તમે એક એક વખત લઈ આવીએ તો પછી ચાલે કે રોજ નવું લાવો રોજ નહીં બદલવાનું અને મહિના સુધી એ જ સૂંઘવાનું લોખંડે લોખંડે શ્રેષ્ઠ ગણાય હા લોખંડે શ્રેષ્ઠ તમે જે કીટાની વાત કરી તો બાળપણમાં અમે કીટામાં પેલું એનો ખાવામાં ઉપયોગ કરતા હતા એમાં પેલું ભાખરી નાખીને ગોળ નાખીને તો એ ખાવું યોગ્ય છે કે ઔષધ છે ભાવનગર જિલ્લામાં મારું ખેતર છે તો ત્યાં મારે સ્થાનિક ગાય રાખવી છે તો એક આપણે કીધું કે સૌરાષ્ટ્રમાં ગીર ગીર ભાવનગરમાં રાખી શકાય ખરું કેમ કે આ અમારું સૌરાષ્ટ્ર આખો પટો છે ને એ ગીરનો છે એમ એમાં ગીર ગીર જ રાખવી જોઈએ એમ એટલે એ જે વિસ્તારમાં જે ગાય હોય ને માનો કાંકરેજ હોય બધા દેશી કે એટલે ગીરી દેશી તમારી માં દેશી એટલે ગીર એમ અમારી અહીંયા દેશી એટલે કાંકરેજ પછી જે હોય ને કે જાતવાન એ એમાં શું હોય કે એનું સારું સમર્થન નથી હોય એટલે થોડુંક કોઈ મિશ્રણ થઈ ગયું હોય અથવા એ જાતવાન ન બન્યું હોય એટલે લોકો એને દેશી કહેતા હોય બાકી જે સ્થાનિક પ્રજાતિ એ જ દેશી ગીર કહેતા ને અમારા વિસ્તારમાં દેશી ગાય હોય છે જે આમ દેખાવમાં સામાન્ય ગાય લાગે એની ખૂંદ મોટી હોય છે ઊંચાઈ બહુ નથી હોતી અને એટલી વજનદાર નથી હોતી એટલી આપણી કાંકરેજ વજનદાર હોય ને એટલી પણ એ એમાં શું પેટા હોય માન લો કે કાંકરેજ છે તો કાંકરેજમાં અલગ પેટા હોય માન લો કે આ બાજુ દરિયા વિસ્તારમાં જાઓ તો ખંઠી ગાય કહેવાય એકદમ ઝીણા હોય સિંગના ટૂંકા હોય દૂધ વધારે આપે સ્વભાવ થોડીક શાંત હોય પછી તમે આની બંનીમાં જાઓ તો એ સિંગના મોટા હોય દૂધ ઓછું આપે હાલવામાં આમ મોટી ઝડપથી હાલે એમ પછી એક અહીંયા બીજો બીજા વિસ્તાર એમાં અલગ અલગ પેટા હોય વિસ્તાર બદલે ને મેં કીધું ને કે એની હવામાન એની પ્રકૃતિ એની જમીન એના પ્રમાણે એનો પોતાનો ઘાટ બદલે એમ એ કુદરતી બદલે તમે અહીંયા કને જશો મોરબીમાં તો હું એના ગીર ગાયના સિંગના અલગ હશે ભાવનગર જશો તો એના સિંગના અલગ હશે એમ તમે આ બાજુ દ્વારકા બાજુ કે આની બાજુ જશો તો એમાં પણ અંતર હશે કેવાય ગીર જ એમ પણ એ વિસ્તાર પ્રકૃતિ પોતે ચેન્જીસ હોય એનો તો જ્યાં સ્થાનિકો એ બધે શ્રેષ્ઠ એમ એ આપણે ટૂંકું ને ટચ બરાબર ને સમય થઈ ગયો છે પાંચ મિનિટ વધારે થઈ ગઈ છે હું અહીંયા છું ભોજનમાં કોઈને કાંઈ પ્રશ્ન હશે તો एक क्वेश्चन पूछ लेते हैं जनरलाइज है अभी क्या हो रहा है कि प- पर्यावरण में चेंज हो रहा है आप जैसे बोले कि जो लोकल वैरायटी है वो उसी हिसाब से अडेप्टेड है अब जब चेंज होगा तो तब गायों को भी दिक्कत होगा और अ, सब चीज़ों में प्रॉब्लम आ कोई ऐसी वैरायटी है देसी गाय की जो सबसे ज़्यादा अडेप्ट कर सके अलग अलग इन्वायरमेंट अलग अलग क्लाइमेट वो तो स्थानिक ही कर सकेगी हाँ जैसे, कभी क्या है अभी गर्मी अचानक बहुत ज्यादा बढ़ रहा है हाँ, वो तो वातावरण के असर तो सभी के ऊपर आएगी हाँ। पर जो जो भूमि में जो गाय रहेगी ना वो सबसे अधिक करेगी मैं यहाँ से आपके वहाँ अलग लेके जाऊंगा तो वो साउंड नहीं कर पाएगी जो स्थानीय गाय है ना वही वातावरण का चेंज है वो ज़्यादा से ज़्यादा सहन कर सकते हैं लेकिन बाकी चीज़ों की पता जैसे अभी आबू में अ, बा- रहती रहती थी गर्मी में अब वहाँ बर्फ हो रहा है तो इतना पर्यावरण में बदलाव आ रहा है कि अब फिर गाय गायों को हाँ, ऐसा नहीं, पर दिक्कत तो गायों हमको को बदलना पड़ेगा ठीक करना है तो मानव ही कर सकते हैं बिगाड़ना है तो मानव बिगाड़ सकता है તો સર્વે મિત્રોને જય ગૌ માતા તો અત્યારે આપણે અહીંયા સત્ર સમાપ્ત કરીએ છીએ બરાબર ને કોઈને પ્રશ્ન હશે તો આપણે ભોજન કરતે કરતે પૂછી શકાય અમારું કેન્દ્ર અહીંયાથી ત્રીસ કિલોમીટર અંજાની